जिजर चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामे मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम जी जय अब से आचार्य अब से आचार्य जी महाप्रभु के सेवक कृष्णदास अधिकारी तो ये अष्टछाप में है जिनके पद गायत है जिनकी वार्ता को भाव कहत है એટલે હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક કૃષ્ણદાસ અધિકારી અષ્ટછાપમાં છે એની જેના પદ આપણે ગઈએ છે એમની વાર્તાનો ભાવ કહે છે सो ये कृष्णदास गुजरात में एक चिलोत्रा गांव है तहाँ एक कुंभी के गर्जन में એટલે આ એટલે કૃષ્ણદાસ ગુજરાતમાં એક ચિલોત્રા ગામ છે ત્યાં એક એટલે જે પશુપાલન કરતા હોય એ એમના ઘેર જન્મ્યા સો ફહ કુંબી વા ગામકો મુખી હતો એટલે કુંબી કુંબી હતા એમ એ આખા ગામનો એટલે જે હેડ હતો સો વા ગામ મેં હાકીમી કરતો એટલે એ ગામમાં હાકીમ કરતો सो समय कृष्णदास या कुंभी पटेल के गर्जन में सो ता समय कुंभी ने अनेक पंडित ब्राह्मण गाम गाम में ते बुलाए के भेले करी उनसे पूछो जो मेरे यह बेटा भयो है सो या के सगळे લક્ષણ કહો એટલે જ્યારે કૃષ્ણદાસ નો કુંભી પટેલ હતા એમના ઘરે જન્મ થયો ત્યારે એટલે જે કુણબી હતો એ બહુ બધા ગામ ગામના પંડિતો બોલાવીને પૂછ્યું કે મારો છોકરાના બધા લક્ષણો કહો और या बेटा की आरबल કહો સો મેં જન્મ ભરી મેં જીવે તહા તાઈ ખર્ચી દેવ એને એવું પણ કીધું કે આ છોકરાનું આયુષ્ય કહો એટલે આયુષ્ય કહો એટલે હું આનો જન્મ આખો જન્મ જીવે ત્યાં સુધી એની ખર્ચી આપી દઉં તબ સગરે બ્રાહ્મણ ને યા કુંબીસો કર્યો જો હમ હમકો ચાહે તું કછું દે ચાહે મતી દે એટલે એ બ્રાહ્મણોએ કીધું કે આ કુંબીને કીધું કે અમને જે આપે કે ના આપે જો યહ તેરો બેટો તો શ્રી ભગવાન કો ભક્ત હોયગો એટલે આ તારો છોકરો તો ભગવાન નો ભક્ત થશે જો કૃષ્ણદાસ યા કો નામ હોયગો और यह तिहारे तिहारे घर में न रहेगो એટલે અને કૃષ્ણદાસ આમનું નામ હશે અને આ તમારા ઘરે નહીં રહે યસુની કે પટેલ કુંબી બહુ ઉદાસ ભયો એટલે આ સાંભળીને પટેલ કુંબી બહુ ઉદાસ થઈ ગયા ઓર દાન પુણ્ય બહુ કિયો ઓર કૃષ્ણદાસ નામ ધર્યો અને બહુ દાન અને પુણ્ય કર્યું અને એમનું નામ કૃષ્ણદાસ ધર્યું પાંચે કૃષ્ણદાસ પાંચ વર્ષ કે ભય તભી તે ભગવદ વાર્તા કથા મેં જાન લાગે એટલે પછી જયારે કૃષ્ણદાસ પાંચ વર્ષના થયા ત્યારથી જ ભગવત દ્વારકા કથામાં જવા લાગ્યા સો માતા પિતા ન જાન દે તો રોવે ખાનપાન નહીં કરે અને જો એમના માતા પિતા ન જવા દેતા તો એ ખાનપાન ન કરતા ને રોવા લાગતા તબ માતા પિતાને કહી જો આકો જાન દેવ એટલે ત્યારે માતા પિતાએ કીધું કે અમને જવા દો જો અભિત વૈરાગીન સો પ્રીતિ કરે છે વૈરાગી હોય એટલે એમને થયું કે અત્યારથી જ વૈરાગી વૈરાગી જોડે પ્રીતિ કરે છે એટલે આ વૈરાગી જ થશે જો મોસો બ્રાહ્મણ ને આગે કયો હતો એટલે મને બ્રાહ્મણોએ પહેલા જ કહી દીધું હતું તારસો યા બેટા મેં પ્રીતિ કરી મોહ મતી લગાવો એટલે આ છોકરામાં એટલે પ્રીતિ કરીને બહુ મોહ ન કરો એનથી સો ય સબકો દુઃખ દેગો એટલે આ બધાને દુઃખ આપશે પાછે કૃષ્ણદાસ જહાં ત્યાં કથા સુનતે એટલે કૃષ્ણદાસ જ્યાં જ્યાં પણ કથા થતી ત્યાં સાંભળવા જતા એસે કરત કૃષ્ણદાસ બરસ બારા તેર કે ભય એટલે આવું કરતા કરતા કૃષ્ણદાસ બાર તેર વર્ષના થયા તબ એક બંજારા એક દિન ગામ કે બહાર આઈ કે ઉતર્યો સો કિનારા માલ સબ ચિલોત્રા ગામ મેં બેચી કે રૂપિયા ચૌદહ હજાર કિયો એટલે ત્યારે એક વણજારો એક દિવસ દિવસે ગામના બહાર ઉતર્યો હતો અને એને કિનારે જે જે આના પછીનું વાક્ય ખબર ના પડી એટલે એને બધો પોતાનો માલ વેચ્યો એના ચૌદ હજાર રૂપિયા એને મળ્યા જી જેજા એટલે એનો બધો જ માલ એને વેચી દીધો અને એના એના ચૌદ હજાર રૂપિયા આયા સો रात्रि को चोर ने कृष्णदास के पिता के भेद भेद में बंजारा के सब चौदह हजार રૂપિયા લૂંટે એટલે ત્યારે રાત્રે એ ચોરોએ કૃષ્ણદાસના પિતા હતા એમની જોડે વંજારાથી ચૌદ હજાર રૂપિયા લૂંટ્યા જે જે કૃષ્ણદાસ કે પિતા કે ભેદ મેં એટલે એટલે કૃષ્ણદાસના પિતાએ ચોર લોકોને આ સમાચાર આપી દીધા જી જી સો ચૌદ હજાર મેં તે તેર હજાર રૂપિયા કૃષ્ણદાસ કે પિતા ને રાખે અને ચૌદ હજાર રૂપિયા માંથી તેર હજાર રૂપિયા કૃષ્ણદાસ ના પિતાએ જ રાખ્યા સો યહ બાત કૃષ્ણદાસ ને જાની એટલે આ વાત કૃષ્ણદાસે જાણી તબ કૃષ્ણદાસ ને अपने પિતા સો કહ્યો જો તુમને બુરો કામ કિયો હૈ એટલે પછી કૃષ્ણદાસે એમના પિતાને કીધું કે આ તમે ખોટું કામ કર્યું છે क्यों जो तुमने रुपया पराए बंजारा के लूटाए लूटाई के लिए એટલે તમે રૂપિયા તમે પેલા પરાયા બંજારા જોડે લૂંટ્યા છે સો તુમ વાકો દે ડારોગે તબ તિહારો કલ્યાણ હોયગો અને તમે જયારે આ રૂપિયાને આપી દેશો ત્યારે તમારું કલ્યાણ થશે તબ પિતાને કૃષ્ણદાસ કો માર્યો ઓર કહ્યો જો તું કહું કે આગે મતી કહ્યો અને ત્યારે એમના પિતાએ કૃષ્ણદાસને માર્યું અને કીધું કે તું આ વાત કોઈને આગળ ન કહેતો જો હમ ગામ કે હાકીમ હે સો હાકીમ કો યહી કામ હે એટલે અમે તો ગામના હાકીમ છે એટલે હાકીમ નું આ જ બધું કામ છે તબ કૃષ્ણદાસ ને કહ્યો જો અબ તુમ ખરાબ હોઉગે એટલે ત્યારે કૃષ્ણદાસે કીધું કે હવે તમે બહુ ખરાબ થશો સો ય કહી કે ચૂપ હોય રહે એટલે આ કહીને ચૂપ થઈ ગયા તબ સવારો ભયો તબ બંજારો ચોતરા ઉપર રોવત આવ્યો એટલે ત્યારે સવાર પડી અને એ વંજારો ચોતરા ઉપર બહુ રડતો રડતો આવ્યો સો આઈ કે કૃષ્ણદાસ કે પિતા સો કયો જો હમકો ચોરણ ને લૂંટ્યો હે એટલે ત્યારે આવીને કૃષ્ણદાસ ના પિતા ને કીધું કે મને ચોરોએ લૂંટી લીધો છે તબ કૃષ્ણદાસ કે પિતા ને કહ્યો જો તું ગામ મેં ક્યો ન રહ્યો એટલે ત્યારે કૃષ્ણદાસના પિતાએ કીધું કે તું ગામમાં કેમ ન રહ્યો જો અબ હમસો કહા કહતે એટલે હવે અમને શું કરવા કહે છે સો સો એસે કહી કે સો એસે કહી કે વાહ હાકીમ ને અપને મનુષ્ય સો કહી જો યા બંજારા કો ગામ તે બહાર કાઢી દેવો જો સવારે હી રોહત આયો હે એટલે આવું કહીને પેલા હાકીમે કીધું કે હાકીમે મનુષ્ય ને કીધું કે આ વંજારાને ગામના બહાર કાઢી દો કારણ કે સવારે જે રડતો રડતો આવ્યો છે સવારથી એ રડે છે તબ મનુષ્યને કાઢી દીધો એટલે ત્યારે મનુષ્યએ કાઢી દીધો સગરી પૂજી ગઈ સો યહ માં વિલાપ કરે એટલે બધી જ જે પૂજી હતી એમની પાસે બધી જ ગઈ એટલે બહુ એમને બહુ એટલે બહુ વિલાપ થયો એમને તો કૃષ્ણદાસ દોરી તે દોરી કે વાકે પાસ આય એટલે ત્યારે કૃષ્ણદાસ દૂરથી દોડતા દોડતા એમના પાસે આવ્યા તો કૃષ્ણદાસ કો દયા આવી ગઈ એટલે ત્યારે કૃષ્ણદાસ ને દયા આવી ગઈ તબ કૃષ્ણદાસ મન में બિચારે જો પિતા કો બુરો હોય તો તો સુખેન હો પરંતુ યા બંજારા પરદેશી કો ભલો કરનો એટલે ત્યારે કૃષ્ણદાસે મનમાં વિચાર્યું કે જો આ મારા પિતાને ખરાબ થાય તો સારું પણ આ બંજારાને તો હું સારું કરીને જ રહીશ પાછા કૃષ્ણ ગોપાલ આગળ જી જય दंडवत प्रणाम છે पाछे कृष्णदास वा बंजारा के पास आए के कहे जो तू एकांत में चली के बैठ जो मैं तो सो एक बात કહું ત્યાર પછી કૃષ્ણદાસે બંજારાને પાસે ગઈ આવી અને પછી એને એકાંતમાં એને કીધું કે ચાલ હું તને એક વાત કહું પાછે એકાંત में બંજારા को ले जाए के કૃષ્ણદાસ ને કહ્યો જો તેરો માલ રૂપિયા સબ ગયો એટલે ત્યારે પછી એટલે એકાંતમાં ગયો ને પછી કૃષ્ણદાસ એને કીધું કે તારા માલ ને રૂપિયા ને બધું ગયું મેરે પિતા યહાં કો હાકિમ હે તો તને ચોરી કરાઈ હે એટલે મારા પિતા અહીંના હાકિમ છે તેને ચોરી કરાવી છે તો હજાર રૂપિયા चोरन કો દેખે સગરે માલ મેરે पिતા ને રાખ્યો હે એટલે હજાર રૂપિયા દઈ ચોરોને હજાર રૂપિયા દઈ અને બધો માલ મારા પિતા રાખ્યો છે તાસો આ ગામ મેં તેરી ન ચલેગી એટલે આ ગામમાં તારું હવે નહીં ચાલે તાસો તું જાય કે રાજનગર અમદાવાદ રાજા કે યહાં ફરિયાદ કર્યો એટલે તું હવે રાજનગર અમદાવાદમાં આવેલો છે ત્યાંના રાજા રાજાને તું ફરિયાદ કરજે સો મોકું તું સાક્ષી મેં બોલાવી લીધ્યો એટલે મને તું સાક્ષીમાં બોલાવી લેજે પરંતુ મેરે પિતા કે પ્રાણ હું ન જાય और चोरन के હું પ્રાણ ન જાય और તેલો ભલો હોય જાય સો એસે તું કર્યો એટલે મારા પિતાના પ્રાણ ન જાય અને તારા પણ ચોરોના પણ પ્રાણ ન જાય અને તારું સારું થાય એવું એવું કઈક કરજે સો યા પાતી રાજા પાસ સો યા પાતી રાજા પાસ મોકો ભૂલાય યો મેં સબ બતાવી દેવું એટલે આવી રીતે તો રાજાને એટલે મને રાજા પાસે બોલાવી લેજે એટલે હું એને બધું કહી દઈશ સાતસો તેરો માલ રૂપિયા સબ પાંત્રીસો મિલેગે આ જે તારા માલ ને બધો રૂપિયા છે એ તને આવી રીતે પાછા મળી જશે પાછે વા બંજારા રાજનગર મેં આઈ કે રાજા કે પાસ સબ વાત કહી એટલે આવી રીતે બંજારા રાજનગર માં આવી અને રાજા પાસે બધી આ વાત કીધી ઓર કહ્યું જો પિતાને તો ચોરી કરાઈ ઓર બેટા બતાયો એટલે કીધું કે પિતાએ ચોરી કરાવી છે એ બે એના દીકરાએ કીધું પરંતુ કોઈ કે પ્રાણ ન જાય એટલે કોઈના પ્રાણ ન જાય ઓર મેરી વસ્તુ મિલે એસો ઉપાય કરો અને મારી વસ્તુ મને મળી જાય એવો કંઈક ઉપાય કરો તબ રાજાને કહ્યો ધન્ય વહ બેટા જો પિતા કો પિતા કી ચોરી બતાઈ એટલે એમ એને કીધું રાજાએ કે આ ધન્ય છે એનો પુત્ર કે જેને પિતા એ ચોરી કરી કહી દીધું સો વાકું તો મેં રાખુંગો એટલે એટલે એને હું બરાબર કરીશ સો यह कही के सो यह कही के पचास मनुष्य और सिपाही बुलाए के कहो जो तुम चिलोत्रा में जाए के वहाँ के हाकिम કૂદકો બેટા સહિત પકડી લાવો એટલે પચાસ માણસને અને સિપાહીને બોલાવી અને કહ્યું કે તમે ચિલોતરા ગામમાં જઈ અને ત્યાંથી હાકીમ અને એના પુત્રને લઈ આવો સો યા ભાતી સો જાવો જો કોઈ જાણે નહીં એટલે એવી રીતે જાઓ કે કોઈને ખબર ન પડે તો એ પચાસ મનુષ્ય આવે તો લગી રહે એટલે આવી રીતે પચાસ માણસ આવે અને પછી એ રીતે એને કર્યું સો એક દિન સંધ્યા સમય વહા હાકીમ ઘર કે દ્વાર પર ઠાડો હતો ઓર વાંકો બેટા ઠાડો હતો એટલે એક દિવસ સંધ્યાના સમયે હાકીમ અને એનો પુત્ર એટલે એ ઘરના દ્વાર પર ઊભા હતા સો રાજા કે મનુષ્ય વાહ હાકીમ કો પકડી કે રાજનગર મેં લાય એટલે રાજાના મનુષ્ય તે હાકીમને પકડી અને રાજ રાજનગરમાં લાવી લાવ્યા તબ રાજાને યાદ પૂછી જો તું હાકીમ હોય પરદેશી કો લૂટત હે એટલે ત્યારે રાજાએ એને હાકીમને પૂછ્યું કે તું હાથ હાકીમ એને પણ બીજાને આવી રીતે લૂંટસ જો યા બંજારે કો માલ રૂપિયા દેવ લાવ એને કીધું કે આ બંજારા જે માલ ને જે રૂપિયા હોય એને પાછા દઈ દે તબ વાહ હાકીમ ને કહી જો તુમ સો કોઈ ને જૂઠે લગાઈ હોયગી ત્યારે હાકીમે કીધું કે તમને કોઈ ખોટું કીધું હશે મેં તો યા બાત મેં જાના નહીં હું એટલે હું તો આ વાત ને જાણતો પણ નથી તબ મહારાજા ને કહ્યો જો તેરો બેટા સો ખાય કે કહે હે સો ચા સો સાચો એટલે તારા દીકરાએ કીધું છે ઈ એટલે સમ ખાઈને એટલે કીધું છે એટલે એ સાચું જોઈશે તો પિતાને કહી જો બેટા કહી દે તો સાચે એટલે ત્યારે પિતાએ કીધું કે દીકરાએ કીધું છે તો સાચું છે તો જને કૃષ્ણદાસને પૂછી જો તું સાચ બોલ્યો એટલે ત્યારે રાજાએ કૃષ્ણદાસને કીધું કે તું સાચું બોલ્યો તબ કૃષ્ણદાસને વાહ રાજસો કહ્યો જો જીવ હે દાસો ચૂક્યો તો સહી ત્યારે કૃષ્ણદાસે રાજાને કીધું કે જીવ છે એટલે આવી ભૂલ તો થઈ જો હજાર રૂપિયા ચોરણ કો દેય ઓર તેર હજાર રૂપિયા મેરે પિતાને રાખે એટલે હજાર રૂપિયા બધા ચોરોને દઈ અને પછી તેર હજારના રૂપિયા તેર હજાર રૂપિયા એના મારા પિતા જ રાખ્યા છે સાસુ મેને વાહી સમય પિતા કો સમજાયો પરંતુ માન્યો નહીં સો તાકો ફળ પાયો એટલે તે જ સમયે મેં એને સમજાવ્યો સમજાવ્યા પણ માન્યા નહીં એટલે અત્યારે એને એનું ફળ મળ્યું પરંતુ યાસો માલ રૂપિયા લે લેવું ઓર યાસો કશું કહો મતી એટલે બધો માલ ને બધું હોય એટલે લઈ લ્યો અને એને કઈ કહેતા નહીં तब कृष्णदास के पिता सो राजा ने कृष्णदास के पिता सो राजा ने कही जो आज चेत नातर तेरे प्राण जाएंगे ત્યારે કૃષ્ણદાસે એટલે રાજાએ કૃષ્ણદાસના પિતાને કીધું જે જે વાક્ય સમજમાં એટલે હજી પણ ચેતી જા નહીં તો માર્યો જઈશ જી તબ કૃષ્ણદાસ કો પિતા બોલ્યો જો કામ તો બુરો ભયો હે એટલે ત્યારે કૃષ્ણદાસના પિતાએ કહ્યું કે આ કામ તો ખોટું થયું છે પરંતુ યા બંજારા કો મેરે સંગ કરી દેવું એટલે આ બંજારાને મારે સાથે કરી સાથે કરી લો સો યાકો સબ રૂપિયા ગરતે દે દેવું એટલે આને બધા રૂપિયા હું ઘરેથી દઈ દઈશ તબ રાજાને दो से मनुष्य संग કરી કે બંજારા કો ઓર કૃષ્ણદાસ કે પિતા કો ઘર પઠાય એટલે રાજાએ બે માણસને એના એની સાથે મોકલી બંજારા અને કૃષ્ણદાસને અને પિતાની સાથે એના ઘરે ગયા ઓર કૃષ્ણદાસ તો વા રાજાને કહ્યો જો તુમ મેરે પાસ રહો જો તુમ સતવાદી હો એટલે ત્યારે કૃષ્ણ એટલે રાજાએ કૃષ્ણદાસને કીધું કે તમે મારી પાસે રહો તમે સત્યવાદી છો તબ કૃષ્ણદાસ કહે જો મોકો રાખી કે તુમ કહા કરોગે એટલે ત્યારે કૃષ્ણદાસે કીધું કે મને રાખી તમે શું કરશો મેં સાચ કહું કો સબકો બુરો ગો એટલે હું સાચું કહીશ તો બધાને ખરાબ લાગીશ જો આજુ કો તો સમય તો એસો હે તાસો મેં તો વૈરાગી હોંગો એટલે આજનો સમય તો એવો છે એટલે તો હું વૈરાગી થઈશ જો મેં જો મેં પિતા કે કામ કો નહી રાખો રયો એટલે હવે હું પિતાના કામ માં નથી રયો તો આ પ્રકાર વા રાજા ને કૃષ્ણદાસ કે આગે રાખીવે કો બહુત જતન કિયો એટલે આવી આવી રીતે રાજા એ કૃષ્ણદાસ ને પોતાન પાસે રાખવા માટે બહુ પ્રયત્ન કર્યા પર કૃષ્ણદાસ રહે નહીં પાછે પિતા કે સંગ ઘર ગય એટલે પણ કૃષ્ણદાસ એ રયા નહીં અને પિતા ની સાથે ઘર ગય तब पिता ने चोरन को बुलाई के सब पुत्र के समाचार कहे जो યાદ પુત્રને હમારી ખરાબી કરી છે તાસો હજાર રૂપિયા લાવો એટલે પિતાએ બધા ચોરને બોલાવી અને બધું સમાચાર કીધા અને એને કીધું કે આપણા પુત્રએ બધું બગાડી નાખ્યું છે એટલે હજાર રૂપિયા તમે લાવો નાતર તિહારે ઓર હમારે પ્રાણ જાયંગે નહીતર તમારા ને અમારા પ્રાણ જશે તબ ઉન ચોરોને ને હજાર રૂપિયા લાવી દે એટલે બધા ચોરો એ પછી હજાર રૂપિયા લઈ આવ્યા સો તેર હજાર ઘર ને સો લેકે વા બન વા બંજારા કો ચૌદ હજાર રૂપિયા દિએ એટલે તેર હજાર ઘર માંથી લાવી અને બંજારાને ચૌદ હજાર રૂપિયા દીધા ઓર માલ લૂટી કો દેકે વા બંજારા કો બીડા કિયો એટલે જેમ લૂંટાયેલો માલ હતો એ પણ એને દઈ અને એને વિદાય કરી. તા પાસે વા રાજાને દૂસરો હાકીમ ચિલોતરા ગામે પઠાયો. પછી એ રાજાએ એ ચિલોતરા ગામમાં એક નવો હાકીમ મોકલ્યો. તબ કૃષ્ણદાસ કે પિતાને કહ્યો જો પુત્ર તેરો એસો બુરો કર્મ ભયો સો હાકીમી હું ગઈ ઓર આયો કર્યો દ્રવ્ય હું ગયો પછી કૃષ્ણદાસ ને એના પિતાએ કીધું કે તે બહુ ખરાબ કર્યું આપણે હાકીમી પણ ગયો અને આપણું જે દ્રવ્ય વહ્યું હતું એ પણ ગયું રબ કૃષ્ણદાસને પિતાસો કહી જો પિતા તેને એસો બુરો કર્મ કિયો હતો જો યેહુ લોક જાતો ઓર પરલોક બિગડતો જો જીવતો બચ્યો એટલે ત્યારે કૃષ્ણદાસે એના પિતાને કહી કીધું કે તમે પણ તમે એવું બુરું તમે પણ એવું ખરાબ કાર્ય કર્યું છે એટલે જે એવું લોક જાતો એનો એટલે કૃષ્ણદાસજીએ કહ્યું કે તમે એવું ખરાબ કામ કર્યું કે જેના કારણે આલોક પણ તમારું બગડતું ને પરલોક પણ બગડતો કમસે કમ અહીંયા તમારો જીવ તો બચી ગયો હું સાચું બોલ્યો છો તો હાકીમ છૂટી તો આછો ભયો એટલે તમારું આ હાકીમ પણ છૂટ્યું એ બહુ સારું થયું જો હાકીમી હોતી તો ઓર પાપ કમાવતે એટલે જો હાકીમી હોત તો હજી તમે કઈક પાપ કરત તબ પિતાને કહ્યો જો તું વા જન્મ કો ફકીર હે એટલે ત્યારે પિતાએ કીધું કે તું ઈ જન્મનો ફકીર છે તાસો તેને હમકો હું ફકીર કિયો હે તે એટલે તે પણ તે અમને પણ ફકીર કરે તબ મેં તેરે મન મેં કહા હે એટલે હવે તારા મનમાં શું છે કૃષ્ણદાસને કહી તો અબ તું મોકો ઘર મે રાખો ગે તો ફકીર હો હોઉંગે યા તે મોકો વિદાય કરો એટલે કૃષ્ણદાસએ ત્યારે કીધું કે મને ઘર માં રાખશો તો ફકીર થાશે એટલે તો મને આથી વિદાય કરી દો તો પિતાને કહી જો તું કછું ખર્ચી લે ઘર મે તે કહું દૂર ચલી જ જા એટલે ત્યારે પિતાએને કીધું કે તો થોડાક રૂપિયા લઈ અને ઘર થી દૂર વહી જા ના તોકો દેખેંગે ન દુઃખ હોયગો તને જોશ જોશું પણ એટલે તને દુઃખ પણ નહીં થાય તબ કૃષ્ણદાસ પિતા નમસ્કાર કરી કે ઉઠી ચલે એટલે ત્યારે પિતા એટલે ત્યારે કૃષ્ણદાસ પિતાને નમસ્કાર કર્યો અને પછી ચાલ્યા ગયા પાછે મન મેં બિચારે જો બ્રજ હોય તબે તીરથ કરનો એટલે ત્યારે એને કૃષ્ણદાસે મનમાં વિચાર્યું કે વ્રજમાં જઈ અને પછી બધા તીર્થ ને એવું બધું કરશે तब कछुक दिन में कृष्णदास जी मथुरा जी में आए के विश्रांत घाट के घाट नहाय के ब्रज में निकसे तब फिरते फिरते गोवर्धन કૃષ્ણદાસ થી મથુરા થી આવી વિશ્રામ ઘાટ પર નાઈ અને વ્રજ માં જવા નીકળી ત્યાં ફરતા ફરતા ગોવર્ધનજી ગોવર્ધન પહોંચ્યા तो कहाँ सुनी जो देव दमन को मंदिर बनियो है जो अब दो ही चार दिन में विरान थे तो ब्रजवासी को बड़ो आनंद हो गयो त्या એમાં થાય यतमन्तप्ले बाहुल्ये ડિસ્ટર્બન્સ છે ને એક મિનિટ જરા રોકાઈ જાય સારું આપણે આ પ્રસંગ સમય થયો છે ને તો અત્યારે આપણે આ ક્રમ અહીંયા રાખીએ છીએ જ્યાં સુધી આપણે વાર્તાજી ભાવ પ્રકાશ વાંચ્યો એના સંબંધમાં જેમને જે કંઈ કહેવું હોય સ્ટાર થી કહીને કહો મને આમાંથી એ વાત સમજ પડે છે કે આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ એટલે આપણી જોડે કઈ આપણે આપણે આ જન્મમાં પણ આપણે કઈ ભોગવવું નહીં પડે અને આપણા જે બીજું જન્મ થશે આપણે એમાં પણ કઈ ખરાબ ભોગવવું નહીં પડે એટલે સાચું બોલીશું તો એમ કહેવાનો મતલબ છે જી જે હા સાચી વાત આપણે કોઈ પણ ભલે ને કોઈ પણ આપણો બાજુનો કોઈનો પણ સંબંધી હોય તેને કોઈ પણ ખરાબ કાર્ય કર્યું હોય તેને સમજાવવાનો આપણો ફર્જ બને છે અને તે અગર માનતો નથી તો આપણે તેનાથી ઉપરના કોઈ લેવું જોઈએ પગલું એટલે જેવી રીતે પેલાના સમયમાં પણ થયું તો તેને પિતાનું પણ કહી દીધું એટલે આ પ્રસંગમાં સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પારકી વ્યક્તિ હોય એના દોષ તો આપણે જલ્દીથી બતાવી દઈએ કે એણે આમ કર્યું કે એને તેમ કર્યું પણ આ તો ખુદના પિતા છે તેમ છતાં પણ કૃષ્ણદાસજીએ સત્યનો પક્ષ ન છોડ્યો આટલી નાની ઉંમર હતી તેમ છતાં પણ એમને સાચું બોલવામાં ડર પણ ન લાગ્યો બીજી તરફ તે જમાનામાં તેર હજાર રૂપિયા તો બહુ મોટી કિંમત રકમ ગણાય તો એટલી રકમ છે એ હાથમાંથી ચાલી જશે સમાજમાં બદનામી થશે પિતા પણ ક્રોધિત થશે આ બધું જ એમના વિરુદ્ધ જતું હતું તેમ છતાં પણ એમણે સાચું બોલ્યું તો આ એક બહુ મોટી વાત છે અને જે થાય છે આપણે સારા માટે થાય સાચી સિદ્ધમાંથી એક પ્રશ્ન છે કે અગર આપણો કોઈ દમ પાસેનું હોય ફ્રેન્ડ કે મા બાપ કે કોઈ થોડું દૂર રાખીને બોલ થોડું દૂર રાખીને એક વેન્ટ જેટલું દૂર રાખ જે બરાબર આવે છે નહીં ખૂબ જોરથી આવે છે એકદમ ના એકદમ દૂર રાખતો હાથમાંથી જ નીચે મૂકી દેતો ફોનને હવે નહીં હજી પણ બહુ જોરથી આવે હવે તું કેવી રીતે બોલે છે મને સમજાવ જરા એટલે ડાયરેક્ટ ફોનથી જ બોલું છું હા પણ ફોન ક્યાં છે તારા હાથમાં છે જમીનમાં છે ટેબલ ઉપર છે ક્યાં છે હાથમાં છે હા એને મૂકી દે જમીનમાં છોડી દે ફોન ને મૂકી દે ના હજી પણ બહુ જ રાડું પાડતો હોય ને એટલો અવાજ આવે તું ફોન ને સ્પીકર મોડ માંથી હટાવી દે અને સાદી રીતે બોલ સ્પીકર મોડ છે ફોન સ્પીકર મોડ છે ફોન સ્પીકર મોડમાં છે તિલક ફોન સ્પીકર મોડમાં છે ભારતી સ્પીકર તો નથી સ્પીકર પર અચ્છા અચ્છા હા ઠીક છે હવે થોડો ધીમો થયો અવાજ બોલ સીધે મનામાંથી પ્રશ્ન છે કે અગર આપણું કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય કે કોઈ પણ હોય ને એની પછી કોઈ ગલતીથી કંઈક કામ થઈ ગયું તો આપણે એને બચાવીએ તો એ રાઈટ છે કે રોંગ એ બીજી વાર એ રિપીટ નહીં કરે પણ એનાથી ગલતીથી થઈ ગયું તો આપણે એને બચાવી શકીએ હા બચાવી શકાય એમાં સારી વાત છે આપણને એનો વિશ્વાસ છે કે એવી રીતે ક્લેશિક ભૂલ નહીં કરે તો એને જરૂર આપણને એક મોકો આપવો જોઈએ જી જી યજમાનામાંથી સારી લાગી કે કૃષ્ણદાસે સહેજ પણ એમને કઈ જુઠ્ઠું સહન ન કર્યું એટલે આપણે પણ કોઈ દિવસ આપણી સામે કઈ જુઠ્ઠું એટલે ખરાબ વસ્તુ કે જુઠ્ઠું થતું હોય તો પછી આપણે બી સહન ન કરવી જોઈએ અને બીજી વાત એ પણ વાત સારી લાગી કે એટલે એમને કૃષ્ણદાસ ને એવું પણ જોઈતું હતું કે કોઈના પ્રાણ ન જાય અને એવું પણ જોઈતું હતું કે એમને પોતાની વસ્તુ મળી જાય એટલે એમને કોઈના પ્રાણ તો નતા જ જવા દેવા એટલે એટલી બધી સજા ન એટલે એમનું જે વચ્ચેનું હોય પગલું એ એ કરું છું જે જે મને આમાંથી હેલો હા સંભળાય છે જે જે મને આમાંથી એ વાત ખબર પડી એટલે ખબર પડી કે કૃષ્ણદાસજી ને ઠાકોરજી ની એટલી બધી એટલે કૃષ્ણદાસજી ઉપર ઠાકોરજીની એટલી બધી કૃપા હતી કે એમને આટલી નાની ઉંમર ઉંમરમાં આટલું બધું ભગવત ભાવ હતો અને આટલું વૈરાગ્ય હતું સાચી વાત જે જે મનામાંથી એ વાત સારી લાગી કે કૃષ્ણદાસ એના પિતાનો વિચાર કર્યો કે જો અત્યારે અને આપણે એકવાર આવી રીતે સજા નહીં દઈએ તો પછી એનો આ લોક પણ તો અને પરલોક પણ બગડત એટલે અને જીવ તો બચી જતો એટલે એમ વિચાર્યું એટલે આપણે એટલે ભાઈ બહુ મોટી હાનિ પાછળ થવાની છે એના કરતા અત્યારે ઓછી હાનિ આપણે સહન કરી લઈએ તો એમાં શું ખોટું શ્રી કૃષ્ણદાસ એ જોઈ રહ્યા છે કે આગળ પછી આમનો પરલોક પણ બગડશે તો સારી વાત છે કે અત્યારે નાની સજા ભોગવી લેતો આગળ જતા મોટું ન ભોગવવું પડે યજમાને પણ આમાંથી એ જ ખબર પડી કે આપણે જેટલા પણ કોઈ પાસે વાળા હોય આપણે એટલે એને મનાવવું જોઈએ ને અગર એ ના માને તો આપણે એમને એટલે કમ્પ્લેન કરીને એક્શન કરવી જોઈએ સાચી વાત છે સત્યની રક્ષા માટે જે થઈ શકે તે આપણાથી કરવું જોઈએ જી જી જી સારું અહીંયા નો ક્રમ રાખીએ છીએ હલો જેજે હા બોલ જેજે ચિલોત્રા ગામ ક્યાં આવ્યું તો તમે ગોતો તો થાય ગોતવું પડશે સૌરાષ્ટ્રમાં ક્યાંક છે એમ સાંભળ્યું છે હવે નામ એ નામ જ છે ગામનું કે બધી ગયું કોને ખબર જી જય સુબોધિનીજીનો ક્રમ આરંભ કરી રહ્યા છીએ પ્રથમ સ્કંદનો બીજો અધ્યાય આજે આપણે આરંભ કરીશું એના પહેલા પ્રકરણાર્થ આપણને યાદ આવી જાય એટલે થોડો પ્રકરણાર્થ ની સંગતિ અને અધ્યાય એ બેને આપણે જોઈ સમજી લઈએ તે પછી આગળ બોધનીજીના ઉપર જઈએ એટલે પહેલા અધ્યાયમાં આપણે જે રીતે જોયું કે શૌનક પ્રશ્નો પૂછ્યા એમના ઉત્તરના રૂપમાં સૂતજીએ ભાગવતને પ્રગટ કર્યું તો બીજા સ્કંદના મતલબ પ્રથમ સ્કંદના પહેલું બીજું અને ત્રીજું અધ્યાય એ પ્રથમ પ્રકરણ અંતર્ગત આવે છે એમાં પહેલા બીજા અને ત્રીજા ત્રણેય અધ્યાયોની અંદર ખાસ તો કથાનો પ્રારંભ જે છે સૂતજીએ કર્યો છે એટલે પોતાનો વક્તા તરીકેનો અધિકાર જે છે એ બતાવવા માટે સામાન્ય રૂપમાં એ ઉત્તરો શૌનક આદિ ઋષિઓના પ્રશ્નોના આપે છે અને એના પછી ડિટેલમાં આગળ જઈને એમના પ્રશ્નોના ઉત્તર આપે છે એટલે પ્રથમ સ્કંદના જે ત્રણ અધ્યાયો છે એ પ્રથમ પ્રકરણ હિનાધિકારનું જે પ્રકરણ છે એવા પ્રથમ પ્રકરણમાં એ ત્રણ અધ્યાયો આવે છે જ્યારે સૂતજી પોતાનો વક્તા તરીકેનો અધિકાર જણાવવા માટે એમણે જે પ્રશ્નો કર્યા હતા શૌનકાદી ઋષિઓએ એમના સામાન્ય ઉત્તરો આપે છે એટલે કથાનો આરંભ કરવો એ જ આ ઉત્તરનો મુખ્ય અર્થ છે એમ પહેલું બીજું અને ત્રીજું અધ્યાય એ ત્રણે પ્રથમ પ્રકરણ અંતર્ગત આવે છે અધ્યાર્થ વાંચો બીજો અધ્યાયનો અધ્યાયાર્થ છે હવે એવી જ રીતે બીજા અધ્યાયના શ્લોકોનો અર્થ કહીએ છીએ પહેલા શ્લોકમાં સૂતનો ઉત્સાહ અને કથા કહેવાનું કારણ બે અને ત્રણ શ્લોકથી સૂત શ્રી શુકને નમસ્કાર કરે છે ચોથા શ્લોકથી સૂત શાસ્ત્રનો આરંભ કરવાનું જણાવે છે પાંચમા શ્લોકથી સૂત શૌનક વગેરે પૂછેલા પ્રશ્નોનો અભિપ્રાય જણાવી તે પ્રશ્નોનું અભિનંદન કરે છે છ થી દસ શ્લોક એ પાંચ શ્લોકથી પહેલા ધર્મ સંબંધી પ્રશ્નનો ઉત્તર આપે છે કારણ કે કર્મ અર્થાત અગ્નિહોત્ર દર્શપૂર્ણ માસ નિરૂઢ પશુ યાગ ચાતુર્માસ અને સોમ એ પાંચ પ્રકારના કર્મો છે જેના ઉત્તર પાંચ શ્લોકોથી આપે છે અગિયાર થી બાવીસ એ બાર શ્લોકોથી બીજા જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર આપે છે કારણ કે પુરુષ બાર પ્રકારના અંગ વાળો હોવાથી સતત જ્ઞાન સંબંધી વિચાર બાર શ્લોક થી આપે છે પ્રજાપતિ સત્તર રૂપ વાળા છે એ શ્રુતિ પ્રમાણે વેદનો આટલો જ અર્થ છે અર્થાત પાંચ પ્રકારનું કર્મ અને પુરુષનું જ્ઞાન એ બાર શ્લોક થી જણાવે છે તેથી વેદના અર્થનો નિર્ણય જણાવવામાં સત્તર શ્લોકો કહેલા છે આથી એમ સૂચવેલું છે કે વેદમાં એથી અધિક ગતિ નથી એટલે આથી અધિક ફલ વેદથી પ્રાપ્ત થતું નથી આ પ્રથમ કહેલ છે કારણ કે કર્મ અને પુરુષના જ્ઞાનનો નિર્ણય થાય ત્યારે જ ભગવાનના ગુણોનું શ્રવણ વગેરે થાય તેથી શ્રવણ વગેરે થઈ શકે તે માટે આ બે પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી આદરપૂર્વક ભગવાનના ગુણોનું શ્રવણ વગેરે કરતા ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે પછી ભગવાનની શ્રવણ વગેરે કરનાર ઉપર પ્રીતિ થાય છે પછી તેનો ઉદ્ધાર કરવા ભગવાનના અવતાર વગેરે થાય છે એવો ક્રમ છે એટલે વેદના જે બે કાંડ છે મતલબ સોરી બે ભાગ છે કર્મ અને જ્ઞાન એ બંનેનો સંક્ષિપ્તમાં ઉત્તર અહીંયા આપે છે અને એના પછી ભગવત ધર્મમાં પ્રવૃત્તિનો ઉપદેશ અગિયાર બાવીસ શ્લોકોમાં આપ્યો છે એટલે પહેલા કર્મ અને જ્ઞાન સંબંધી જે પ્રશ્નો છે એના ઉત્તર સૂત્રી છે એ આપે છે ત્રેવીસ થી ઓગણત્રીસ એ સાત શ્લોકો શ્લોકોથી ભગવાનના જન્મ થવાનું કારણ કહેલું છે અને ત્રીજા પ્રશ્નો ઉત્તર ગણી શકાય એમ કરવાથી આ અધ્યાયમાં ચાર પ્રશ્નોના ઉત્તર આપેલા ગણાય એટલે કર્મ અને જ્ઞાન સંબંધી પહેલા બે પ્રશ્નો અને એના પછી ભગવાનનું જન્મ કેમ થયું એ અવતાર સંબંધી જે પ્રશ્ન છે એના ઉત્તર ત્રેવીસ થી ઓગણત્રીસ શ્લોકમાં આપ્યા છે પહેલા પાંચ શ્લોકોથી સત્વગુણ હોવાનો જેઓમાં નિશ્ચય થાય છે તેવા અવતારોનું ભજન કરવાનું કહેલું છે કારણ કે વિચાર કરનારા પાંચ છે ભગવદ્ ગીતામાં જણાવેલા અધિષ્ઠાન કરતા પૃથકવિધકરણ વિવિધ ચેષ્ટા અને દૈવ એ પાંચ મનુષ્ય જે કંઈ કર્મ કરે છે તેના કારણ હોવાનું કહેલું છે ઉત્તમ ભક્તિ થાય એ વિચારનું પ્રયોજન છે વળી સામાન્ય રીતે બધા અવતારોનું મૂળ તો ગુણોથી પર ભગવાન વાસુદેવ છે એવું જાણવું એ પણ આ વિચારનું બીજું પ્રયોજન છે બાકીના બે શ્લોકોથી ગુણોથી પર વાસુદેવનો અવતાર કહેલું છે એટલે જે સૌનકજીએ જે પ્રશ્ન પૂછ્યા હતા કે ભગવાન અવતાર કેમ ધારણ કરે છે તો એમાં પહેલા પાંચ શ્લોકોથી સત્વગુણ ભગવાનના જે અવતારો ની અંદર પ્રકટ થાય છે એ ચોવીસ અવતારોમાંથી એ અવતારોનું ભજન કરવાનું નિરૂપણ કરેલું છે ને એના પછી ભગવાનના બધા જ અવતારો જે છે એનું મૂળ તો ભગવાન પોતે છે એટલે એ બાકીના અવતારો છે એના વિચારનું પ્રયોજન એવી રીતે બતાડ્યું છે એટલે એના આગળના શ્લોકોથી પહેલા સત્વગુણ સંબંધી અવતારો નું નિરૂપણ કર્યા પછી આગળના શ્લોકોથી ભગવાન વાસુદેવનું જે પ્રાકટ્ય થયું છે એનું નિરૂપણ સૂતજી કરે છે શૌનક વગેરે શ્રી કૃષ્ણને અવતાર લેવાનું પ્રયોજન પૂછેલું છતાં સૂતે સામાન્ય રીતે અવતાર લેવાનું પ્રયોજન ઉત્તરમાં કહ્યું કારણ શૌનક વગેરેને શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન ના હતું જેને સ્વરૂપનું જ્ઞાન હોય તેને જ તેમના જન્મનું પ્રયોજન કહેવાય જેને સ્વરૂપનું જ્ઞાન ન હોય તેને પણ જો પ્રયોજન કહેવામાં આવે તો જેમ ફળનું પ્રયોજન ન હોય ત્યારે ફળ નકામું થાય છે તેમ સ્વરૂપના અજ્ઞાન વાળાને તે અવતારથી થતું ફલ કહેવામાં આવે તો તે વચન નકામું થાય છે આથી એમ સૂચવ્યું છે કે સર્વ સ્થળે આ પ્રમાણે સ્વરૂપનું જ્ઞાન છે એમ જાણીને જ જન્મનું પ્રયોજન જણાવવું જોઈએ તેથી આ સ્કંદના આઠમા અધ્યાયમાં કુંતીએ કરેલી સ્તુતિમાં પ્રથમ નમસ્તે પુરુષમ એ શ્લોકથી આરંભી સૂત ત્રણ શ્લોકથી શૌનક વગેરેને શ્રી કૃષ્ણનું સ્વરૂપ જણાવશે પછી તેમની ઘણી શ્રદ્ધા હોવાથી તેમને તે જાણ્યું છે એવો નિશ્ચય કરી પછી કિંચિત આહુ અજમ જાતમ એ શ્લોકથી આરંભી શ્રી કૃષ્ણના અવતારનું પ્રયોજન તેઓનું કહેશે એટલે જેવી રીતે પ્રથમ અધ્યાયમાં જે પ્રશ્નો પૂછે કૃષ્ણ ભગવાને અવતાર કેમ ગ્રહણ કર્યું એવું પ્રશ્ન પૂછેલું હતું પણ જે જવાબ આપે છે સૂતજી એ ભગવાન સામાન્ય રીતે અવતાર કેમ ગ્રહણ કરે છે એનું પ્રયોજન બતાડ્યું છે એનું કારણ એ રીતે કે છે કેમ કે એમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હતું એટલે સૌથી પહેલા કૃષ્ણના પ્રાકટ્યનું સ્વરૂપ ન બતાડીને અન્ય અવતારોના પ્રાકટ્યનું સ્વરૂપ બતાડ્યા પછી કુંતીજીની સ્તુતિ દ્વારા ભગવાનના સ્વરૂપનું વર્ણન સૂતજી કર્યું છે ત્રીસ થી ચોત્રીસ એ પાંચ શ્લોક થી ભગવાનની લીલા અથવા ચરિત્ર કહે છે એટલે ચોથા પ્રશ્નનો ઉત્તર આપે છે આ શ્લોકમાં અનુક્રમે એક જગત ઉત્પન્ન કરવાની બે તેમાં પ્રવેશ કરવાની ત્રણ બધા ભૂતોમાં પોતે એક હોવા છતાં જુદા જુદા હોય તેવા દેખાવાની ચાર ભોગ કરવાની અને પાંચ રક્ષણ કરવાની એવી પાંચ લીલાઓ કહેલી છે અવતાર લીધા પહેલા પોતાના સ્વરૂપમાં રહેલા ભગવાનની આ પાંચ પ્રકારની લીલાઓ કહેલી છે અહીં આ અધ્યાય પૂરો થાય છે એટલે આગળના શ્લોકોની અંદર ભગવાનના અવતારનું જે પ્રયોજન છે એ બતાવે છે અને ભગવાનનું ચરિત્ર પણ બતાવે છે ઉત્પત્તિના ક્રમથી લઈને પછી અહીંયા અધ્યાય પૂરું થાય છે અવતાર લીધા પછી ભગવાન હા તે રીતે સૂત સૌનકાદી ઋષિઓ જે ચાર પ્રશ્નો પહેલા અધ્યાયમાં કરેલા એ ચાર પ્રશ્નોનું ઉત્તર અહીંયા સૂતજી આપે છે આ શ્લોક આ અધ્યાયમાં સોરી એટલે પેલા જ્ઞાન અને કર્મ સંબંધી પ્રશ્નો નો ઉત્તર આપ્યો ને એના પછી ભગવાને જે અવતાર સામાન્ય રીતે ભગવાન જે અવતાર ગ્રહણ કરે છે એનું સ્વરૂપ બતાડ્યું અને અંતમાં એમનું જે મુખ્ય પ્રશ્ન હતું કે કૃષ્ણનો અવતાર ભૂતલ ઉપર કેમ થયું એનું સ્વરૂપ એમને પછીથી સૂતજી અધ્યાયના અંતમાં સમજાવ્યું હવે બીજા અધ્યાયની બે કારિકા ને પેલું શ્લોક અધ્યાય બીજો ફલ સાધન રૂપ ત્રણ કર્મો નિર્ણય કારિકા એક કથા શ્રવણ ભાવેન મનોરથ મહાર્ણવે નિમગ્નાન સૂતદાનેન યુંજહાર ઋષિન હરિ અર્થ કથાના શ્રવણ કરવાના પ્રેમથી મનોરથ રૂપ મોટા સમુદ્રમાં ડૂબેલા ઋષિઓને સૂતનું દાન કરી હરિએ એમનો ઉદ્ધાર કર્યો એટલે આગળના અધ્યાયમાં જેવી રીતે આપણે જોયું કે શૌનકાદી ઋષિઓને ભગવાનનું કથા શ્રવણ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ હતું અને એમણે બહુ જિજ્ઞાસાપૂર્વક એ જાણવા માટે સૂતજીને પ્રશ્નો કર્યા તો એમના એ મનોરથને પૂરા કરવા માટે ઠાકોરજીની કૃપાથી સૂતજી જે છે એમને દાનના રૂપમાં મળ્યા એટલે વક્તા તરીકે એમને પ્રાપ્ત થયા કે જેમણે એમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું સારિકાબે ફલ સાધન રૂપાણામ નિર્ણય કર્મણામ અપી त्रयाणां वक्ष्य વક્ષ્યતે ધ્યાયે દ્વિતીયન્યત્ર શેષણામ અર્થ ફલ અને સાધનના પ્રકારો અને વળી કર્મો એ ત્રણનો નિર્ણય બીજા અધ્યાયમાં કહેશે બાકીના પ્રશ્નોનો નિર્ણય ત્રીજા અધ્યાયમાં કહેશે ફલ અને સાધનના પ્રકાર હા એટલે જેવી રીતે હમણાં અધ્યાયમાં આપણે જેવી રીતે જોયું કે પહેલા સોરી સૂતજી એમના પ્રશ્નોના ચાર પ્રશ્નોના ઉત્તર અધ્યાયની અંદર આપ્યા છે તો પહેલા ફલ અને સાધનના પ્રકારો બતાડ્યા અને એના પછી ત્રણ નો નિર્ણય જે છે બીજા અધ્યાયમાં અહીંયા કહી રહ્યા છે અને એના સિવાયના જે પ્રશ્નો છે એમનો ઉત્તર ત્રીજા અધ્યાયમાં કહેશે એ નીચે કેપ્શનમાં આપેલું છે કે એક એટલે બાકીના એટલે અવતાર લેવાનું પ્રયોજન અવતારની કથા અને ધર્મ કોને રક્ષણ શરણ ગયો તે પ્રશ્નના ઉત્તર બીજા અધ્યાયમાં અને ત્રીજા અધ્યાયમાં કહેશે એવો અર્થ છે એટલે અંતમાં જે શૌનકાદી ઋષિઓએ પ્રશ્ન કર્યો કે અત્યારે ધર્મની સ્થિતિ એવી છે તો ત્યારે મતલબ ઠાકોરજી ધર્મની રક્ષા કરવા માટે પધાર્યા પણ ઠાકોરજી જયારે સ્વધામ પધાર્યા એના પછી ધર્મની રક્ષા કોને કરી કે ધર્મ જે છે કોના શરણે ગયો એ પ્રશ્નનો ઉત્તર જે છે એ થોડું બીજા અધ્યાયમાં અને એના સિવાયનું ત્રીજા અધ્યાયમાં કહેશે એટલે રામચંદ્રજી વગેરેના નું વર્ણન અને અવતારી કૃષ્ણનું નિરૂપણ એ તૃતીયાધ્યાય ઉત્તર કહેવા માટે પ્રથમ દેવતા અને ગુરુને સૂત નમસ્કાર મંગલ અને કૃષ્ણનું અભિનંદન કરે છે એમ વ્યાસ કહે છે વ્યાસ કહે છે શ્લોક એક ઇતિ સંપ્રશ્ન સંપૃષ્ટ સવિપ્રય રૂમ હર્ષણી પ્રતિપૂજ્ય તેષામ પ્રવક્તુમ ઉપચક્રમે અર્થ એમ વિપ્રોથી સારા પ્રશ્ન સારા પ્રશ્નો સારી રીતે પૂછાયેલા તે રોમ હર્ષણીઓ તેઓના વચન નું પ્રતિપૂજન કરી ઉત્તર કહેવાનો આરંભ કર્યો એમ પુરુષાર્થમાં પરિણામે તેવા સારા પ્રશ્નો એટલે બ્રહ્મના સંબંધ વાળા પ્રશ્નો સારી રીતે આદરપૂર્વક રૌમ હર્ષણીને પૂછાયા એટલે સૂતજીને શૌનકાદી ઋષિઓએ બ્રહ્મના સંબંધ વાળા પ્રશ્નો પૂછ્યા વિપ્રોથી પ્રશ્નો પૂછાયેલા વિશેષણ ઉત્તમ પ્રકારે વક્તાને અને પોતાને ભક્તિથી પૂરે અંતિ ભરી દે તે વિપ્રો એટલે વિપ્રો વિપ્ર જે છે એના એનાથી શું અર્થ છે તો અહીંયા એક કે છે કે વિશેષણ એટલે સારી રીતે વક્તાને અને પોતાને એટલે મતલબ પ્રશ્ન કરતાને પણ જે પ્રશ્નોના ઉત્તર ભક્તિથી ભરી દે એવા પ્રશ્નો જે છે પૂછવા વાળા એ વિપ્રો એટલે સૌનકાદી ઋષિઓ એટલે તેમના વચનનો ઉત્તર અવશ્ય અવશ્ય આપવો જોઈએ એટલે સૂતજી જે છે એ સૌનકાદી ઋષિઓના પ્રશ્નોનો ઉત્તર આપે છે કેમ કે ભક્તિ પ્રાપ્ત કરાવવા વાળા પ્રશ્નો છે અને બ્રહ્મ સંબંધી છે રોમ હર્ષણ નો પુત્ર તે રૌમ હર્ષણી આ સૂતજીનું નામ છે એનું અહીંયા વિવેચન કરી રહ્યા છે કે જે રોમ હર્ષણના પુત્ર છે એ રૌમ હર્ષણી રોમસુ રૂવાણાઓમાં સદા હર્ષણમ હર્ષ છે જેને તે રોમ હર્ષણને સદા ભક્તિ ગણી હોય તેવો આ રૌમ હર્ષણી છે એમ એ નામથી જણાવે છે ને જેવી રીતે સૂતજીના પિતા જે છે એમને હંમેશા ભક્તિ હતી એવું જ છે ને તે જેમના પુત્રમાં પણ હોય એ જણાવવા માટે રોમ હર્ષણી એ નામ કીધું છે કે એમના પિતા જેવા જ એ ભક્તિથી સિદ્ધ પોતે પણ હતા પ્રતિપૂજન એટલે અભિનંદન અનુક્રમ પ્રમાણે સામાન્ય રીતે તે ગ્રંથ ની બહાર હોય છે એમ જાણવું આગળ શ્લોક પાંચમામાં અભિનંદન કરશે તે તો સામાન્ય ઉત્તર તરીકે જાણવું કહેવાનો એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરેલો અર્થ અને ભાગવત કહેવાનો આરંભ કર્યો એટલે પ્રતિપૂજન એટલે કે શૌનકાદી ઋષિઓ જે પ્રશ્ન પૂછ્યા એમનું અભિનંદન કર્યું મતલબ કે પોઝિટિવલી એ વાતને એક્સેપ્ટ કરી કે એમના પ્રશ્નોના ઉત્તર હવે સૂતજી આપશે અને અનુક્રમ પ્રમાણે સામાન્ય રીતે ગ્રંથની બહાર હોય છે એમ જાણવું આ ન સમજ પડે મતલબ અભિનંદન જે છે ગ્રંથ ની બહાર હોય છે એમ મતલબ મૂળ ગ્રંથ ઉત્તર આપવાનું ચાલુ કરે ત્યારે સ્ટાર્ટ થાય એવી રીતે प्रतिपूजनम् अभिनन्दनं सामान्यतः तद् ग्रन्थात् बहिः इति ज्ञातव्यं ક્રમાનુરૂપતા એટલે જે ક્રમ છે કથાનો એ અથવા નિરૂપણનો એને જોતા આ જે પ્રતિપૂજન રૂપ અભિનંદન છે એ ગ્રંથની બહારનો વિષય છે એવું લાગે છે એટલે અહીંયા જે પ્રશંસા આગળ આવે છે આ વિષયનું નિરૂપણ એ વિષયના નિરૂપણને જોતા પછી આપણને ખબર પડશે કે એ જે પ્રશંસા છે હવે પછી જઈને કરશે અત્યારે આગળ આવનારું નિરૂપણ છે એમાં પ્રશંસા અત્યારે નથી આવી રહી તરત નિરૂપણ થઈ ગયા પછી જઈને પ્રશંસા કરશે કહેવાનો એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરેલો અર્થ અને ભાગવત કહેવાનો આરંભ કર્યો એટલે સુતજી છે એમણે શૌનકાદી ઋષિઓ જે પ્રશ્નો પૂછ્યા બ્રહ્મ સંબંધી અને ભગવાનના અવતાર સંબંધી એ પ્રશ્નોના ઉત્તર પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરેલા અર્થ અને ભાગવત જે ગ્રંથ છે જેમાં એમના પ્રશ્નોના ઉત્તર આપ્યા એ ગ્રંથ કહેવાનો એમણે આરંભ કર્યો પ્રથમ શ્લોક શું આગળ હવે બીજાનું હેલો હા હા દંડત પ્રણામ છે હા આગળનો શ્લોક કરું છું અને સૂતે દેવતા અને ગુરુને નમસ્કાર કર્યા એટલે દેવતા અને ગુરુ એમના જે શુકજી છે તેમને એમણે નમસ્કાર કર્યા અને તે પૈકી આરંભમાં વૈરાગ્ય અને જ્ઞાનથી ગુરુને નમસ્કાર કર્યાનું કહે છે એટલે જે શુકજી સુખદેવજીમાં વૈરાગ્ય અને જ્ઞાન ગુણ છે એમનું નિરૂપણ કરવા નિરૂપણ કરી રહ્યા છે ને એ નિરૂપણ કરતા એમને નમસ્કાર કરતા કહે છે કે યમ પ્રવજંત મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિને દુસ્તમ સર્વભૂત હૃદય મુનિમાન તોસ્મી એટલે જનોઈ લીધા વિનાના જેમને કાંઈ કરવાનું રહેલ નથી તેવા જતા રહેતા જેમને વિરહને લીધે લાચાર થયેલા દ્વૈપાયને પુત્ર એમ કહીને બોલાવ્યા ત્યારે તન્મય હોવાને લીધે વૃક્ષોએ અભિનંદન કર્યું તે સર્વ પ્રાણીઓના હૃદયને પ્રેરનાર મુનિને હું સર્વ તરફથી નમસ્કાર કરું છું એટલે સુખદેવજી એમણે જનોય પણ નહોતું લીધું જન્મની સાથે જે નીકળી ગયા હતા અને એમને કાંઈ કરવાનું રહેલ નથી તેવા જતા રહેતા એટલે એમને કશું હવે કરવાનું બાકી નથી રહેતું એમ તેવા છે અને તેઓ જતા રહેતા હતા ઘર છોડીને જેમને વિરહને લીધે લાચાર થયેલા દૈપા એને પુત્ર એમ કહીને બોલાવ્યા એટલે દ્વૈપાયન જે વ્યાસજી છે એમને પુત્રનો વિરહ થયો અને એમણે એમને પુત્ર કહીને એમને બોલાવ્યા ત્યારે તન્મય હોવાને લીધે વૃક્ષોએ અભિનંદન કર્યું એટલે વૃક્ષો જે હતા તે પણ સુખદેવજીમાં તન્મય હતા એટલે તેમણે એમનું અભિનંદન કર્યું તે સર્વ પ્રાણીઓના હૃદયને પ્રેરનાર સુખ મુનિને હું સર્વ તરફથી નમસ્કાર કરું છું એમ સુખદેવ સુતજી કહે છે જેમ જેમ વૈરાગ્ય વાળો થાય તેમ તેમ એ ભાગવતમાં અધિકારી થાય છે એટલે ભાગવતજીમાં અધિકાર જેટલો વૈરાગ્ય વિશેષ થતો જાય તેમ તેમ એની અધિકારીતા વિશેષ થતી જાય છે તે વિષયમાં શુક પહેલાના જન્મમાં જ જ્ઞાનવાળા હોવાથી યોગ્ય દેહ પ્રાપ્ત થાય તે માટે તેણે વિષ્ણુ વ્યાસ પાસેથી દેહ પ્રાપ્ત કર્યો એટલે સુખદેવજીને આ દેહ પ્રાપ્ત જન્મ લેતા પહેલા જ એમને પહેલાના જન્મમાં જ્ઞાન હતું અને પછી એમને જે યોગ્ય દેહ પ્રાપ્ત કરવાનો હતો તે એમણે વ્યાસજી પાસેથી એ દેહ પ્રાપ્ત કર્યો અને બંને પ્રાપ્ત થતા પહેલાનો સંસ્કાર દ્રઢ હોવાથી સંગથી જ્ઞાનનો નાશ થવાના ભયથી આ સમયે જનોઈ લીના લીધા વિના જતા રહેતા હતા એટલે બંને એટલે કે એમને દેહ અને જ્ઞાન બંને પ્રાપ્ત થયું એ એના પહેલા એ પ્રાપ્ત થતા પહેલાનો એમનો સંસ્કાર હતો એ એટલો દ્રઢ હતો કે એમને હવે જે સંગ થશે તો સંગથી આ જ્ઞાનનો ભય નાશ થઈ જશે એવો ભય એમને લાગ્યો એટલે એ સમયે એમની જનોઈ પણ ન લીધી અને છતાં રહેતા હતા વ્યાસ અધિકારી હોવાથી તેમને દેહ વિગેરેના ધર્મો હતા એટલે આ વાક્યમાં અધિકારીનો મિનિંગ નથી ખ્યાલ આવતો તો પછી લઈશું બોલો જયજય એટલે અધિકારીતાનો મતલબ અહીંયા જ્ઞાન આપવાના અધિકારી એવો તાત્પર્ય છે અચ્છા જ્ઞાન આપવાના અધિકારી હોવાથી તેમને દેહ વિગેરેના ધર્મો હતા આ શુકનું જતા રહેવાનું સંન્યાસ આશ્રમ રૂપ નથી પરંતુ માત્ર સંઘના ભયથી જતા રહેતા હતા એટલે જે શુકજી જતા રહેતા હતા તો એ ચતુર્થ આશ્રમ રૂપ નહોતું પણ એમને સંગ થશે તો એ જ્ઞાન જતું રહેશે એના ભયથી જ એ જતા રહેતા હતા તેમ જવાનું અયોગ્ય જેવું માનીને તેમને પાછા વાળવા વ્યાસ ગયા એટલે આ જે જઈ રહ્યા હતા તો એમને વ્યાસજીને એમ લાગ્યું કે અયોગ્ય થઈ રહ્યું છે એટલે એમને પાછા વાળવા માટે ગયા ભગવાનના ધર્મો હૃદયમાં પ્રવેશ કરે ત્યારે ભય દૂર થાય છે અને સર્વથી બલવાનને ભય હોતો નથી કારણ કે બલ ભગવાન જ છે એટલે જ્યારે ભગવાનના ધર્મો હૃદયમાં પ્રવેશ કરે ત્યારે ભય નથી રહેતો જ્યારે આમના વ્યાસજીના અંદર દેહ વિગેરેના ધર્મો હતા અને માં કહે છે કે જો ભગવાનના ધર્મો હૃદયમાં પ્રવેશ કરે તો ભય દૂર થાય છે અને જો સર્વથી બલવાન હોય તો એને ભય નથી રહેતો કારણ કે એમને ભગવાનનું બલ હોય છે કોપ વિગેરેથી શુક એટલે નીચે લખ્યું છે એમાં વ્યાસને દેહના ધર્મો હોવાથી ભય હતો અને શુકના હૃદયમાં ભગવાનના ધર્મનો પ્રવેશ હોવાથી તેમને ભય ન હતો એવો અર્થ જણાય છે કોપ વિગેરેથી શુભ જતા રહેતા ન હતા એટલે કોઈ કોપ કે ક્રોધના લીધે પણ એ જતા નહોતા રહેતા એમ પ્રવજંતમમાં પ્ર ઉપસર્ગથી કહેલું છે એટલે વ્રજંતમમાં ફરવું એમ અર્થ થાય છે પ્ર ઉપસર્ગથી શું અર્થ થાય છે જે સંન્યાસી કે વાનપ્રસ્થ એવું કંઈક લખેલું છે સંસ્કૃતના ડિક્શનરીમાં તો ઉપસર્ગથી કહેવાનું તાત્પર્ય નથી ખ્યાલ હતો અહીંયા કહ્યું ને પ્રવ્રજનતમ તો એ પ્રવ્રજનતમ નો મતલબ બધું છોડીને જઈ રહ્યા છે તે અચ્છા એટલે બધું છોડીને જઈ રહ્યા છે તે પણ એટલે સંન્યાસ આશ્રમ કે વાનપ્રસ્થાશ્રમ એવું નહીં બરાબર ને વાનપ્રસ્થ તો અહીંયા પ્રાસંગિક નથી યા તો બ્રહ્મચર્ય હોય યા તો સંન્યાસ હોય અચ્છા વાનપ્રસ્થ તો જેને ગ્રહસ્થમાં પ્રવેશ કર્યો હોય એનો થાય કારણ કે જે પ્રવચનનો સંસ્કૃત ડિક્શનરીમાં મિનિંગ છે એટલે હું ગૂંચવાઈ ગઈ હતી પાછા વાળવાનું કારણ જનોઈ લીધા વિનાના વિશેષણથી કહેલું છે એટલે વ્યાસજીને સુખજીને પાછા વાળવાનું કારણ એમણે જનોઈ પણ નહોતી લીધી એના લીધે એમને પાછા વાળવા માટે એ પાછળ જઈ રહ્યા હતા તેમને જવાનું કારણ જેમને કઈ કાર્ય કરવાનું રહેલ નથી વિશેષણથી કહેલું છે પણ સુખજી કેમ જતા રહેતા હતા કારણ કે એમને હવે કઈ કરવાનું બાકી નથી રહેલું જો કાર્ય કરવાનું હોય ત્યારે જનોઈ લેવાની હોય જો એમણે કોઈ કાર્ય કરવાનું હોત તો એમને જનોઈ લેવાની હતી પણ કશું લેવાનું બાકી નથી એમ અહીંયા કહી રહ્યા છે વિષ્ણુ પાસેથી પ્રાપ્ત થયેલા દેહને ફરી સંસ્કાર થવાની જરૂર નથી એટલે એમને જે વિષ્ણુ વ્યાસ પાસેથી એમને દેહ પ્રાપ્ત કર્યો હતો એટલે આ દેહ એમને વિષ્ણુ પાસેથી પ્રાપ્ત થયો હોવાથી હવે એમને કોઈ જનોઈ સંસ્કાર પણ કરવાની જરૂર નથી વ્યાસને મોહ થવાનું કારણ દ્વૈપાયન નામથી કહેલું છે કે બે તરફ બે તરફ ગયેલા છે જલ જ્યાં તે દ્વીપ છે અયનમ એટલે કે જન્મનું સ્થાન જેમનું તે દ્વૈપાયન એટલે દ્વીપમાં દ્વૈપાયનનો જન્મ હતો કારણ કે યમુનાના જલમાં તેવી રીતે ઉત્પન્ન થયેલા પરાશરે ધ્યાન ધરેલા ભગવાનનો તે અવતાર હોવાથી બધું ભવ્ય છે એટલે પરાશર અને જે સત્યવતી કે ખ્યાલ નથી મને પણ એમના બોટમાં એટલે નાવડીમાં જે થયું હતું ને એમ જન્મ એમનો બહુ ખ્યાલ નથી મને નારદે કરેલા ઉપદેશ પહેલા વ્યાસને ભગવાનનું વિસ્મરણ થવાથી તે વિરહને લીધે લાચાર થયેલા એટલે નારદે જ્યારે એમને ઉપદેશ કર્યો તો વ્યાસજીને તે એ ઉપદેશ કરતા પહેલા જ એમને ભગવાનનું વિસ્મરણ થઈ ગયું હતું એને લીધે વિરહથી લાચાર થઈ રહેતા આ રીતે અને વિરહ ને લીધે કાતર એટલે લાચાર થઈ તેમણે હે પુત્ર એમ શુકને શુકને બોલાવ્યા ને લીધે એમણે ને સાદ કર્યો હતો પ્રેમને લીધે કંઠ ક્ષીણ થવાથી દીર્ઘ સ્વર ન થઈ શક્યો એટલે એમને પ્રેમ એટલો બધો હતો કે એ દીર્ઘ સ્વરથી મોટેથી ન બોલી શક્યા અને પછી સંધિ થઈ એટલે એનો અર્થ અહીંયા એમ લખ્યું છે પુત્ર અને ઈતિ શબ્દોની સંધિ થઈ તો જે શ્લોકમાં પુત્રેથી લખ્યું છે ને એનો અર્થ નથી ખબર હા પુત્ર ને ઈતિ શબ્દોની સંધિ થઈ એટલે શું મતલબ અહીંયા કોઈકને દૂરથી બોલાવવું હોય ને તો દૂરાધૂતે એ જે સૂત્ર છે તે અનુસાર હે પુત્ર એમ અચ્છા એવી રીતે એનું પ્લુત થવું જોઈએ બરાબર હાજી અને અહીંયા વ્યાકરણના નિયમ અનુસાર એ જે પુત્ર એ સંબોધનમાં હોય તો સંબોધનની અંદર અહીંયા ઇતિ લાગે તો પુત્રેથી એમ ન થઈ શકે એનો વ્યાકરણના નિયમ અનુસાર લુત પ્રક્રિયા અચે નિત્યમ એ સૂત્રથી ત્યાં પુત્રેથી એ જાતનું સંબોધન ન થઈ શકે તો એવું શા માટે થયું તો એનું અહીંયા કારણ કહી રહ્યા છે કંઠ છે અવરુદ્ધ થઈ ગયો એટલે અહીં સુધી સુખજીનો વૈરાગ્ય ગુણ કયો હવે જ્ઞાન સંબંધી કહી રહ્યા છે કે તે સર્વ થયા વાક્ય પ્રમાણે બ્રહ્મ નું જ્ઞાન હોય ત્યારે ફલ થવાનું કહેલ હોવાથી શુકને સર્વભાવ પોતે સર્વ હોવાની સ્થિતિ સ્ફુરે છે એટલે તે સર્વ થયા વાક્ય પ્રમાણે તે સર્વ થયા જે ક્યાં લખ્યું છે એટલે કોઈ ત્રીજા કરી રહ્યા આમાં નથી શ્રુતિ વચન છે સર્વમ અભવત એમ હા હા હા બરાબર એ શ્રુતિ પ્રમાણે બ્રહ્મનું જ્ઞાન જ્યારે થાય ત્યારે જ ફળ થવાનું કહેલ છે તો એ શુકને સર્વભાવ એટલે પોતે સર્વ બ્રહ્મભાવ એમને સ્ફુરિત થઈ ગયો હતો પોતે બ્રહ્મ બ્રહ્મભાવ એમને થઈ ગયો હતો યોગથી પણ તેમનો સર્વમાં પ્રવેશ થવાનું પણ સંભવ છે એટલે જો યોગ કરે તો પણ એનો એમને બધામાં પ્રવેશ થવાનું શક્ય છે પણ અહીંયા નીચે લખ્યું છે કે તન એ તો પછીના માટે છે કરતા મુખ્ય હોવા છતાં પણ યમ એટલે કે જેમને શબ્દ કર્મ સાથે સંબંધ હોવાથી એટલે અહીંયા જે શ્લોક છે યમ પ્રવચન તો એ યમ માં કરતા મુખ્ય હોવા છતાં પણ એમને કર્મ સંબંધી સ્ટાર્ટ કર્યું છે જેમને કહીને અને તન્મયમાં તત્ શબ્દથી પણ કર્મ સાથેનો સંબંધ કહેલો છે એટલે તત એટલે એમાં પણ કર્મ સાથેનો સંબંધ કહેલો છે કે તદમય એમ તો કોનામય તેથી તન્મય હોવાને લીધે એટલે સુખમય હોવાને લીધે વૃક્ષો એ વિષ્ણુથી ઉત્પન્ન થયેલા છે એટલે એમાં કહે છે કે સુખ જે વૃક્ષો હતા એ વૃક્ષો પણ તન્મય થઈ ગયા હતા એટલે તન્મય એટલે સુખમય થઈ ગયા હતા કારણ કે વનસ્પતિઓ ખરેખર વૈષ્ણવો છે એ શ્રુતિ પ્રમાણે તેમનું અને શુકનું ઉપાદાન કારણ એક હોવાથી વૃક્ષો તન્મય શુકમય છે એટલે વૃક્ષો ખરેખર વૈષ્ણવ છે એટલે એમનું ઉપાદાન કારણ પણ એટલે જે આમાં બંનેને બ્રહ્મભાવ છે એમ કહી શકાય વૃક્ષોને પણ બ્રહ્મભાવ એટલે તન્મયતા કોની છે અહીંયા એ મૂળ મુદ્દો છે એટલે વૃક્ષો જે છે એ સુખમય થઈ ગયા છે કે વ્યાપમય થઈ ગયા છે હા એ દ્રષ્ટિથી અહીંયા આ શંકા ઉઠાવી છે હા અને સમાધાન અહીંયા આપ્યું છે કે એ જે તન્મયતા છે એનો મતલબ શુકમય થઈ ગયા છે વૃક્ષો કેમ કે શુક ને ભાવ અહીંયા સિદ્ધ છે સિદ્ધ થયો છે એટલે એમણે જે અભિનંદન કર્યું નું તે પડઘા રૂપ હતું તો એમાં આગળ કે છે કે જે શ્રુતિ કહે છે કે યજ્ઞ માટે રહેલી વાણી ખરેખર દેવોમાંથી નીકળી તેણે વનસ્પતિમાં પ્રવેશ કર્યો તે આ વાણી વનસ્પતિઓમાં બોલે છે એટલે આ શ્રુતિ પ્રમાણે વૃક્ષો પણ વૃક્ષોમાંથી શબ્દોની ઉત્પત્તિ થઈ એમ જણાવે છે એટલે વૃક્ષો અભિનંદન કરે છે તેને પ્રમાણ આપવા માટે આ શ્રુતિનું વર્ણન અહીંયા કર્યું છે સર્વ પ્રાણીઓના હૃદયને પ્રેરણા શબ્દથી તે વૃક્ષોને કહેવાનું કારણ કહેતા શુકનો બ્રહ્મભાવ કહેલો છે એટલે એ જે બ્રહ્મભાવ હોવાથી એ બધા પ્રાણીઓને હૃદયમાંથી હૃદયને પ્રેરણા કરનાર છે તે એટલે એમણે વૃક્ષોને પણ પ્રેરણા કરીને વૃક્ષોએ એમણે આ કર્યું એમ સમજાય છે સર્વ પ્રાણીઓના હૃદ એટલે કે હૃદયને અયતે પ્રેરણા કરે છે અથવા સર્વના હૃદયમાં પ્રેરણા કરવા જાય છે તેવો એનો અર્થ છે અથવા સર્વ પ્રાણીઓમાં હૃદય છે જેમનું એમ પ્રેરણા કરવાની શક્તિ કહેલી છે એટલે અહીંયા ત્રણ અલગ અલગ અર્થ આપ્યા છે કે પ્રેરણા કરે છે કરવા જાય છે અને એમની એ જે શક્તિ છે તે એ બધા બધો અર્થ આમાં લીધો છે એટલે બ્રહ્મભાવ જેને સિદ્ધ થયો હોય તે આવી રીતે જે જે બધાને પ્રેરણા કરી શકે એમ કેવા માંગે છે નહીં સર્વભૂત હૃદયમ એ જે પદ છે ને મૂળમાં પુત્રેથી તન્મયતયા સર્વો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી એમાં ને સર્વભૂત હૃદય કયા છે તો પ્રાણી માત્ર ના હૃદય રૂપ એમ તો એ સર્વભૂત હૃદયના ભિન્ન ભિન્ન અર્થો બતાવી રહ્યા છે કે સુખદેવજી કેવા છે જતા રહેલા સુખની શાંત સ્થિતિ ન હતી એમ મુનિ શબ્દથી કહેલું છે એટલે એ મુનિ શબ્દથી કહેવાનો તાત્પર્ય એ છે કે એમની સ્થિતિ જે હતી તે શાંત હતી કારણ કે તે બ્રહ્માત્મક ભાવનું ચિંતન કરતા હતા એટલે મુનિનો સ્વભાવ છે કે તે સતત ચિંતન કરતા રહેતા હોય તેવી રીતે એ એમને એ બ્રહ્માત્મક ભાવનું ચિંતન કરતા હતા તેથી એમની કોઈ શાંત સ્થિતિ નથી એવું મુનિ શબ્દથી કહે છે આ સર્વ તરફથી તેમને નતોસ્મી નમસ્કાર કરું છું કારણ કે તે સર્વ સ્થળે સ્થળે રહેલા છે એટલે સુતજી એમને આવી રીતે નમસ્કાર કરે છે કારણ કે એ સર્વ સ્થળે રહેલા છે એટલે જ્યાં નમસ્કાર કરે છે ત્યાં પણ એ બિરાજે છે એવો ભાવ કરીને ત્યાં નમસ્કાર કરે છે એટલે અહીંયા બીજો શ્લોક પૂરો થાય છે હા આગળ સુનિતાનો ટર્ન છે અને હેલો હેલો હા બોલો હા જીજી દંડક હા જીજી આ બીજા અધ્યાય જે શરૂ થયો એમાં જે પ્રથમ અને બીજી જે કારિકા છે એ એ ભાગવતજીમાં નથી એ ક્યાંથી લીધેલી છે એ નહીં સમજાયું મહાપ્રભુજીની લખેલી મહાપ્રભુજીને લખેલી કારિકાઓ છે એટલે એટલે સ્પેશિયલ પર્ટિક્યુલર સુબોધનીજી માટે આ બીજો અધ્યાય જ્યારે મહાપ્રભુજી શરૂ કર્યો ત્યારે આ બે કારિકાઓ એમને એડિશન કરેલી છે સુબોધનીજી માટે હા હા અને એક આજે રાજા આપે જે પ્રશ્ન પૂછ્યો ને હમણાં પહેલા આપે આ પહેલા શ્લોક માટે કે પ્રતિપૂજન એટલે અભિનંદન અનુક્રમ પ્રમાણે સામાન્ય રીતે તે ગ્રંથની બહાર હોય છે એમ જાણવું એ જે જે સમજાવ્યું ને સમજાયું નહીં હા એટલે અહીંયા વ્યાસજીએ એ રીતે કીધું કે સૂતજી જે છે આવી આવી રીતે કરશે મતલબ આદિ ઋષિઓ જે પ્રશ્ન પૂછ્યું પછી સૂતજી એમનું અભિનંદન કરશે કે તમે સારા પ્રશ્નો પૂછ્યા છે કે એવી રીતે કેમ પણ અને પછી પ્રશ્નોના ઉત્તર આપવાનું સ્ટાર્ટ કરશે તો સામાન્ય રીતે કોઈ પણ ગ્રંથ હોય તો એમાં અભિનંદન નો ક્રમ જે છે ગ્રંથ થી બહાર હોય પણ અહીંયા વ્યાસજી અત્યારે એ અભિનંદન કર્યું એવું કહી દીધું પણ આ અધ્યાયમાં આગળ જઈને સૂતજીએ જે અભિનંદન કર્યું છે એના શ્લોકો આગળ જઈને આવશે એટલે હજી અભિનંદન થયું નથી પણ વ્યાસજી ખાલી કહી રહ્યા છે હા એટલે future માં જેમ કે ને હવે આવું કરશે વાર્તા કહેતા હોય તો એવી રીતે કર્યું પણ મૂળ જે સૂત અને શૌનક સંવાદ અંતર્ગત જે સૂત જે અભિનંદન કર્યું છે એ અત્યારે નથી થોડા આગળ શ્લોકો જશે ત્યારે આવશે પાંચમા શ્લોક પાંચમા શ્લોક થી આવશે હા હા થયું અને હવે તો પછી આજે આ બીજા શ્લોકમાં હમણાં જે એમને વાંચ્યું પ્રીતિબેને એમાં જે દ્વારિપાયન જે નામ છે ને એનો જે અર્થ બતાવેલો છે ને એ નહીં સમજાતો બે તરફ ગયેલા જે જલ જ્યાં તે દ્વીપ એટલે દ્વીપ એટલે જ્યાં બે બાજુ જલ છે જેમનું અયન એટલે જન્મ એવામાં એટલે એવા સ્થળમાં એમનો જન્મ થયો છે કારણ કે તે યમુનાના જલમાં તેવી રીતે ઉત્પન્ન થયેલા જમનાના જલમાં એવી રીતે ઉત્પન્ન થયેલા પછી ફૂલ સ્ટોપ છે પરાતરે ધ્યાન ધરેલા ભગવાનનો તે અવતાર હોવાથી બધું જ ભવ્ય છે એટલે એમના વેદવ્યાજીની આ જન્મનું નહીં સમજાયું અને એની આગળ નારદે કરેલા ઉપદેશ પહેલા વ્યાસને ભગવાનનું વિસ્મરણ થવાથી તે વીરને લીધે રાજા પહેલા આ એક બીજો પ્રશ્ન છે પણ પહેલા વ્યાસજીના જન્મનું નહીં સમજાય શું કથા છે કે કઈ પ્રસંગ છે કે શું છે હા એટલે વ્યાસજીના જન્મનો પ્રકાર છે પરાશર ઋષિ જયારે સત્યવતી જે છે એમની એ નાવ ચલાવતા હતા સત્યવતી તો ત્યારે એમની નાવમાં એ આવે છે અને ત્યારે ભગવાનનું ધ્યાન ધરે છે અને સત્યવતી જે છે એ વેદવ્યાસજીને જન્મ આપ્યો છે તો એ એટલે બોટમાં જે વ્યાસજીનો જન્મ છે એટલે દ્વૈપાયન નામ પડ્યું છે બરાબર હા અને નારદે કરેલા ઉપદેશ પહેલા વ્યાસને ભગવાનનું વિસ્મરણ થવાથી તે વીરને લીધે લાચાર થયેલા પણ એટલે એમાં પ્રશ્ન એમ છે કે વ્યાસજી વીરને લીધે ભગવાનનું વિસ્મરણ થવાથી એ લાચાર થયેલા અને એ વીરને લીધે એ પુત્રને બોલાવે છે એમ બે વાત જોડાતી નથી કારણ કે એમને અવાજ ગયો તમારો હા જ હું એ પૂછું છું કે આ બે વાત જોડાતી નથી કે ભગવાનનું વિસ્મરણ થવાથી વ્યાસજીને વિરહ થયો આ વીરને લીધે એમને લાચાર થઈને પુત્ર હે પુત્ર એમ સુખને બોલાવ્યા એ જોડાયું નહીં એટલે એમને ભગવાન નું વિસ્મરણ થયું હતું ને વિરહ એમને એમના પુત્ર થયો હતો એટલે નારદજીએ જ્યારે ઉપદેશ કર્યો ભગવાન સંબંધિત ને ભક્તિ સંબંધિત જે હવે આવશે આગળ તો એ ભક્તિ સંબંધી જ્યારે એમને ઉપદેશ થયો ત્યાર પછી એમને ભગવાનનું પાછું સ્મરણ થયું પણ આ નો વિરહ એમને થયો હતો એટલે પુત્ર ને લીધે એ લાચાર થઈ ગયા હતા એવું સમજાય છે હા બરાબર ના ના ભગવાનની ભગવાનનું વિસ્મરણ થવાથી ભગવાનના ને લીધે એ લાચાર થયા ને એવું લખેલું છે ને અહીંયામાં ભગવાનનો વિરહ ક્યાં હે પુત્ર હે પુત્ર એમ રાડું પાડી રહ્યા છે ને સુખદેવજી ભાગી રહ્યા છે એટલે ના પણ એની આગળ જે છે ભગવાન નું વિસ્મરણ થવાથી ભગવાન નો વિરહ નથી હા એટલે હું એ જ કઉ છું કે નારદે કરેલા ઉપદેશ પહેલા આજે પુત્ર ને આજે સુકૃતો પ્રસંગ થયો ને ત્યાર પછી નારદજી ઉપદેશ કરેલો છે પછી એમને પાછું ભગવાનનું સ્મરણ થઈ ગયું એટલે આ મોહ જે થયો ને એનું કારણ લખ્યું ને એમણે આગળ કે પુત્ર પુત્રનો જે એમને આ વિસ્મરણ થવાથી ભગવાન નું જો સ્મરણ હોત તો એમને આ પુત્રનો વિરહ ના થાય પુત્રનો મોહ ના થાય તેમ પછી નારદજી સ્મરણ કર્યું તો એમને અને પ્રભુનું સ્મરણ થયું એટલે ભગવાનનું સ્મરણ હોય આપણને કોઈને પણ તો ત્યારે આપણને આવા કોઈ લૌકિક એ ના થાય મોહ એવું સમજાય છે હા બરોબર છે હા હા દ્વૈપાયન જે કહ્યું ને કે વ્યાજથી મોહ થવાનું કારણ દ્વૈપાયન નામથી કહેલું છે એટલે મોહ થવાનું કારણ દ્વૈપાયન છે બરાબર છે કે ત્યાં બે દીપ વચ્ચે જેમનું અયન છે એ ત્યાં એમનો જન્મ થયો છે એટલે પણ એમનાથી મોહ થવાની કેવી રીતે જઈએ એટલે દ્વૈપાયન એ તો ખાલી એક એ આખું અવતરણ એનું લઈ રહ્યા છે દ્વૈપાયનો વિરહ કાતર આ જુહાવ એટલું આખું એમાં લેવાનું છે એમ દ્વૈપાયન જે શબ્દ છે એમાં કોઈ એવી વાત નથી કે જેના કારણે વ્યાસને મોહ વ્યાખ્યાકાર જયારે કોઈ વચનની વ્યાખ્યા કરવા માટે પ્રવૃત્ત થાય તે વખતે ક્યારેક તો શબ્દનો પર્યાય આપે અને ક્યારેક આગળ કહેવાનારી આખી વાત છે એનું અવતરણ મૂળમાં ક્યાં આપેલું છે એનો સંકેત કરે એટલે અહીંયા ખાલી મૂળનો સંકેત કહી રહ્યા છે કે મોહ હેતુ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેથી તન્મયતયા વગેરે વગેરે આખું લેવાનું એમ અને બીજું આ કોપ વગેરેથી સુખ જતા રહેતા ન હતા તો હજી જન્મ જ થયો છે તો ખોપનો ભય કેવી રીતે એમને એમ બરાબર છે કે માયા એમને ન લાગી જાય એના કારણે એ થઈ રહ્યા હતા પણ કોપનો ભય કેવી રીતે કોપ વગેરેથી સુખ જતા રહેતા ન હતા એમ પ્રવ્રજંતમ માના પ્ર ઉપસર્ગથી કહેલું છે એટલે કોઈ બાપ થી લડી ઝઘડીને છોકરો ભાગી જતો હોય એવું નથી એવી અને આ છેલ્લું છે ને કે સર્વ પ્રાણીઓના હૃદયને પ્રેરનાર એક એ વાત કરી અને સર્વ સ્થળે રહેલા તો સુખદેવજીને આવી રીતે બતાવી રહ્યા છે તો એમને બ્રહ્મભાવ થઈ ગયો છે સુખદેવજીને વામદેવજીની જેમ એટલે બધું અહમ સૂર્ય અહમ મનુ એમ એટલે એમને બધું એવું થઈ રહ્યું છે એ રીતે એને ભાવ લીધેલો છે હા એવું છે એવું જ બ્રહ્મવે બ્રહ્મૈવ ભવતી હા અભિનંદન પડઘારૂપ છે એક એ અર્થ થયો પછી અથવા કરીને યજ્ઞ માટે રહેલી વાણી ખરેખર દેવોમાંથી નીકળી જેને વનસ્પતિમાં પ્રવેશ કર્યો તે આ વાણી વનસ્પતિઓમાં બોલે છે એ શ્રુતિ પ્રમાણે વૃક્ષોમાંથી શબ્દની ઉત્પત્તિ થઈ એ નહીં સમજાયું એ વેદનું વચન ટાંક્યું છે વાણી વનસ્પતિમાંથી કેવી રીતે મુખરિત થાય છે એની આ પ્રણાલી બતાવી છે વેદનું આ એક વચન છે વાગ્વય દેવેભ્યો અપાક્રમત યજ્ઞાયાતિષ્ઠમાનાસા વનસ્પતિન પ્રાવિશત સૈષા વાઘ વનસ્પતિશુ વધતી આ વાણી આ રીતે વનસ્પતિઓમાંથી મુખરિત થાય છે એની પ્રણાલી એનું આ વચનનો અનુવાદ ત્યાં આપેલો છે એને એને એટલે સુખદેવજી તો બોલ્યા નથી ઉત્તર તો ક્યાં નહીં જંગલે આપ્યો છે તો જંગલમાંથી અવાજ ક્યાંથી નીકળ્યો તો આ રીતે આ વેદના વચનના પ્રામાણ્યથી અને આ એ એમની તન્મયતા હતી એ પણ કારણ એક આ કારણ બે કારણે તન્મયતા એટલે તો એ ચૂપ રહ્યા જવાબ વનસ્પતિઓએ કેમ આપ્યો તો આ પ્રામાણ્યથી બાકી તો બ્રહ્મભાવ છે એટલે સર્વત્ર એ વ્યાપ્ત હોવાને કારણે એમાં કોઈ શંકા નથી કે એની પ્રતિધ્વનિ ત્યાંથી આવી શકે બરાબર જય શ્રી પ્રણામ કરો આગળ હા કરો બીજા બધા મ્યુટ થઈ બીજા બધા મ્યુટ એ પ્રમાણે પ્રથમ સુખના જ્ઞાન અને વૈરાગ્ય કહ્યા પછી ભક્તિથી ભગવાનનું જ્ઞાન થયું ત્યારે ઉત્તમપણું પ્રાપ્ત થવાનું નીચેના શ્લોકથી કહે છે આગળના શ્લોકમાં સુખદેવજીનું જ્ઞાન અને વૈરાગ્ય કહ્યું હવે ભક્તિથી ભગવાનનું જ્ઞાન એમને થયું ત્યારે ઉત્તમપણું એટલે ઉત્તમપણાથી એમ કે છે કે બીજાઓને પણ જ્ઞાન આપનાર તરીકે ગુરુપણારૂપ ઉત્તમપણું કહે છે એ એમને પ્રાપ્ત થયું તે આ શ્લોકથી કહે છે યહ સ્વાનુભાવમ અખિલ શ્રુતિસારમ એકમ અધ્યાત્મદીપમ અતિ તિતિર્ષતા તમો અંધમ સંસારીણામ કરુણયાહ પુરાણ પુરાણગુહ્યમ તમ વ્યાસ સુનુમ ઉપયામી ગુરુમ મુનિનામ જેમણે પોતાના પ્રભાવવાળું અખિલ શ્રુતિઓના સારરૂપ ઉત્તમ ગાઢ તમહ તરવા ઈચ્છનારાઓને આત્મા સંબંધી પ્રકાશ કરનારા દીપરૂપ પુરાણોમાં છુપાયેલ ભાગવતને સંસારીઓ ઉપરની દયાથી કહ્યું તે મુનિઓના ગુરુ વ્યાસના પુત્રને હું શરણ જાઉં છું અહીંયા જે સુખદેવજીએ સુખદેવજીનું જે ઉત્તમપણું બતાવે છે તે એટલા માટે કે પોતાના જેમણે પોતાના પ્રભાવવાળું અખિલ શ્રુતિઓના સારરૂપ આ બધા જે વિશેષણો વાપર્યા છે એનાથી એ સંસારી ઉપરથી ઉપરની દયાથી કહ્યું છે એવા ગુરુ વ્યાસના પુત્રને શરણે જાય છે એમ શરણ જઈને એ કરે છે જતા રહેવાથી સુખને સંગનો ભય દૂર થયો આથી લાંબા સમય સુધી ભગવાનનો તેમનામાં આવેશ થયો ત્યારે ત્યારે તે વ્યાસ પાસે આવ્યા અને ભાગવત ભણ્યા એમ અર્થથી જણાય છે જે સુખદેવજી જતા રહ્યા એમને સુખને સંઘનો ભય દૂર થઈ ગયો હવે લાંબા સમય સુધી ભગવાન એમનામાં આવેશ થયો ત્યારે તે વ્યાસ પાસે આવ્યા અને ભાગવત ભણ્યા એ આ ઉપર જે આ અર્થ બતાવ્યો ને કે પુરાણોમાં છુપાયેલા ભાગવતને સંસારીઓ ઉપરની દયાથી એમણે જે કહ્યું એ અર્થથી એવું જણાય છે કે એવો ભાગવત ભણ્યા ત્યાર પછી ભાગવત રસમાં પરોવાયેલ ચિત્તવાળા તે સર્વ સ્થળે મુનિઓને ઉપદેશ કરતા હતા એમ મુનિઓના ગુરુ શબ્દોથી કહેલ છે એમનું ચિત્ત સદા ભાગવત રસમાં પરોવાયેલ હતું અને એ સર્વ સ્થળે મુનિઓને પણ ઉપદેશ આપતા હતા એમ મુનિઓના ગુરુ શબ્દથી કહ્યું છે ભાગવતના સ્વરૂપની સરસાઈ દર્શાવવા કહેલા ચાર વિશેષણો અનુક્રમે તેનું એક પ્રમેયરૂપપણું બે પ્રમાણરૂપપણું ત્રીજું ઉત્તમપણું અને ચોથું ઉત્તમ સાધન રૂપપણું જણાવે છે જે આ શ્લોકમાં કહ્યું છે કે સ્વાનુભાવમ અખિલ શ્રુતિસારમ એકમ અને અધ્યાત્મ દીપમ એ આ ચાર રીતે એનું રૂપણ બતાવે છે એમાં પહેલું પોતાના પ્રભાવવાળું વિશેષણથી એમ જણાવ્યું છે કે ભાગવત ભગવદ રૂપ હોવાથી જેવો ભગવાનનો સ્વહ એટલે પોતાનો ઉત્તમ અનુભવ એટલે પ્રભાવ સર્વ ભક્તો ઉપર છે તેવો ભાગવતનો પણ તેનું ચિંતન કરનારા ઉપર છે એટલે અહીંયા જે પહેલું કહ્યું કે સ્વાનુભાવમ તે જે ભગવાન પોતાના ભક્તો પર જેવો પ્રભાવ આપે છે પાડે છે ભક્તો પર એવો જ ભાગવતનો પણ એમનું જે ચિંતન કરનારાઓ છે એના પર પણ એ પ્રભાવ પાડે છે વળી બીજું તે અખિલ શ્રુતિઓના સાર રૂપ છે કર્મકાંડ અને જ્ઞાનકાંડ વગેરેમાં પણ જે કહ્યું છે તે ભક્તિના અંગ તરીકે કહેલું હોવાથી અને ભાગવતમાં સર્વશ્રુતિઓનું તાત્પર્ય જેમના વિશે છે તેવા ભગવાનનું નિરૂપણ કરેલું હોવાથી તે સર્વશ્રુતિઓના સારરૂપ છે અહીંયા જે અખિલ શ્રુતિ સારમ કહ્યું તે અહીંયા શ્રુતિઓના સારરૂપ છે કારણ કે કર્મકાંડ અને જ્ઞાનકાંડ જે કંઈ કહ્યું છે એ ભક્તિના અંગ તરીકે કહ્યું છે અહીંયા ભક્તિ જ મુખ્ય છે અને ભાગવતમાં પણ જે સર્વશ્રુતિઓનું તાત્પર્ય છે એવા એ ભગવાન જ છે એ નિરૂપણ કરેલું હોવાથી અહીંયા સર્વશ્રુતિઓનો સાર કહ્યો છે અને દેવ દૈત્ય વિગેરેના વિશે યોજાયેલી શ્રુતિનો ભાગવતમાં તે તે દેવ દૈત્યના અભિપ્રાયથી અર્થ કહેવામાં આવે તો ખામીવાળું થાય તેવું થતું નથી એમ અખિલ શબ્દથી જણાવેલ છે અહીંયા દેવ દૈત્ય વગેરેની જે શ્રુતિઓ છે એ શ્રુતિનો જો અર્થ અહીંયા કહેવામાં આવે તે તે દેવ દૈત્યના અભિપ્રાયથી તો એ ખામીવાળું થાય છે પણ અહીં આ ભાગવતમાં એવું નથી એટલે અહીંયા અખિલ શબ્દથી જણાવ્યું છે સમૂહમાં રહેલા સર્વ વેદોના અર્થના રસરૂપ ભાગવત છે એવો અર્થ છે ત્રીજું એકમ એકમ એટલે અહીંયા ઉત્તમ એ એટલે કે અસાધારણ તેવું ન હોય તો આને એટલે કે સૂતને પણ ભાગવતમાં બીજા રસ હોવાનું સંભવે કારણ કે ઘણા પુરુષો તેવા બીજા રસવાળા હોવાનો નિર્ણય તેવો થયેલ જ છે એટલે કે અહીંયા એકમ શબ્દથી એમ કે છે કે અહીંયા અસાધારણ વાત છે એટલે કે અહીંયા રસ જે છે એ રસ સુતજીને એવું ના થાય કે ભાગવતમાં બીજા રસ બીજો રસ પણ હોઈ શકે કારણ કે બીજા પુરાણોમાં એવા બીજા રસવાળા પુરાણોનો બીજા રસવાળાનો નિર્ણય કરેલો છે પણ એ ભાગવતમાં તો કેવળ ભક્તિ રસ જ છે એટલા માટે અહીંયા અસાધારણ એટલે કે એકમ કહ્યું છે આત્મા સંબંધી પ્રકાશ કરનારા દીપ રૂપનો એવો અર્થ છે કે બહાર દીવાઓ અને જ્ઞાન આપનારા પુરુષો છે પરંતુ આત્મા એટલે કે ભગવાન સંબંધી વાણીથી બોધ કરનાર કોઈક જ હોય છે અહીંયા જે કહ્યું કે અધ્યાત્મ દીપમ તો અધ્યાત્મ દીપમથી એમ કે છે કે આત્મા સંબંધી પ્રકાશ કરનાર દીવારૂપ છે તો બહાર જે છે એ બહાર તો કેવું કે દીવાઓ અને જ્ઞાન આપનારા પુરુષો ઘણા છે પરંતુ આત્મા સંબંધી જે જ્ઞાન પ્રકાશ પાડનારું છે એ તો આ ભગવાન સંબંધી વાણી જ છે અને એ બોધ કરનાર તો કોઈક જ હોય એટલે કે અહીંયા સુખદેવજી જ છે ભાગવત સિવાય બીજો કોઈ એવો ઉપાય નથી કે જેથી ગુરુના ઉપદેશ તપ તથા સાધનના વિચાર વિના બધાને ભગવાનનો સાક્ષાત્કાર થાય ભાગવત સિવાય બીજું અન્ય એવું કોઈ ઉપાય નથી કે જે ગુરુના ઉપદેશ હોય કે તપ હોય કે સાધન એવા વિચાર વિના બધાને ભગવાનનો સાક્ષાત્કાર થાય અહીંયા ભાગવતથી જ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે જેમ ઘરમાં દીવો મૂકવામાં આવે ત્યારે ઘડો વગેરે જોવામાં ગુરુની જરૂર હોતી નથી તેમ ભાગવત હોય ત્યારે કોઈની પણ જરૂર રહેતી નથી એટલે કે દીવો જોવો હોય લૌકિકમાં ઘરમાં દીવો જોવો હોય દીવો મૂકવા દીવો જો હોય તો ઘડો જોવામાં બીજા કશાની જરૂર નથી પડતી એવી જ રીતે અહીંયા ભાગવતમાં પણ ગુરુ કે એના એની એના વિના પણ ભાગવતથી ભગવાનનો સાક્ષાત્કાર થાય છે એમાં બીજા કોઈની જરૂર નથી ભાગવત જ એક મુખ્ય છે ગઢ તમસ એટલે કે અંધકાર અજ્ઞાન તરવા ઈચ્છનારાઓને આત્મા સંબંધી પ્રકાશ કરનાર દીપરૂપ ભાગવત છે એટલે કે જે અજ્ઞાનથી તરવા ઈચ્છનારો છે કે અંધકારથી તો તેને માટે દીપરૂપ ભાગવત જ છે એવી વાક્યની યોજના છે આત્માને અદિત્ય એટલે આત્મા સંબંધી સર્વ પદાર્થોને પ્રકાશ કરનારો દીપક છે એટલે આત્મા સંબંધી જે કંઈ જ્ઞાન છે એ અહીંયા ભાગવતથી જ એનું જ્ઞાન થઈ શકે છે સુકે માત્ર મુનિઓને જ ભાગવત કહ્યું એમ નથી દયાથી સંસારીઓને પણ કહ્યું છે એટલે કે માત્ર મુનિઓ જે છે એમને જ ભાગવત નથી કહ્યું પણ જે અજ્ઞાનથી તરવાવાળા જે સંસારીઓ છે એવાઓને પણ એમને કહ્યું છે પરીક્ષિતની સભા વિગેરેમાં પણ કહ્યું છે એવો અર્થ છે જેમ મેલ કાઢી નાખવામાં આવે ત્યારે વસ્ત્ર વિગેરેમાંથી મેલ દૂર થાય છે અને તેમની શુદ્ધિ થાય છે અને શુદ્ધ હોય તેઓ તો કર્મ કરવા યોગ્ય જ છે તેઓ સંસારીઓ અને મુનિઓમાં ભેદ છે એવો અર્થ છે એટલે અહીંયા મુનિને સંસારીમાં ભેદ બતાવ્યો છે કે જેમ મેલ વસ્ત્રમાંથી મેલ કાઢી નાખવામાં આવે તેની શુદ્ધિ થાય છે અને જ્યારે શુદ્ધ હોય છે તો એ પછી એ વસ્ત્ર પહેરવા યોગ્ય છે એટલે એવી જ રીતે કોઈ સંસારી છે તો સંસારી છે તો એ શુદ્ધ થાય છે અને શુદ્ધ થાય તો એ કર્મ કરવા યોગ્ય થાય છે પણ અહીંયા સંસારી અને મુનિઓમાં ભેદ બતાવીને કહે છે કે એમણે બંનેને આ ભાગવતજી કહ્યું છે સુખ માયાવી ન હતા એમ જણાવવા વ્યાસના પુત્ર કહેલ છે ઉપયામી એટલે શરણ જાઉં છું હમણાં જ તેમની સમીપ જઈ તેમના વાક્યનું સ્મરણ કરીને તમને કહીશ એવો ઉપ એટલે કે સમીપ શબ્દનો અર્થ છે એટલે અહીંયા સુખ માયાવી નથી એટલા માટે વ્યાસના પુત્ર એમ કહેવામાં આવ્યું છે અને ઉપયામીથી એમ કે છે કે હું શરણ જાઉં છું પણ શરણ એટલે કે હમણાં જ એમની સમીપમાં જઈ તેમના વાક્યનું સ્મરણ કરીને તમને કહીશ એમ ઉપશબ્દથી અહીંયા અર્થ બતાવ્યો છે એટલે ટૂંકમાં અહીંયા આ શ્લોકમાં ભાગવતજીની ઉત્તમતા બતાવી અને સાથે સાથે સુખદેવજીએ જે ભાગવત કહ્યું છે તો એ બધાને કહેવાથી એમનું ગુરુપણાનું એટલે કે ઉત્તમપણાને પણ અહીંયા બતાવ્યું છે હવે આગળ તો નીતાબેન છે પણ ટાઈમ થઈ ગયો છે અહીંયા મને પ્રશ્ન પૂછવું હતું નહીં પૂછાય હમણાં કાલે આનો કરી લઈએ આપણે અત્યારે પ્રજાનો ભગવદ વાર્તાનો ક્રમ છે હા દંડોત પ્રણામ દંડોત પ્રણામજી છે